આજે આપણે ગરડા પ્રથમ પ્રકરણનું એકાવનમું વચનામૃત શ્રવણ કર્યું જરા ધ્યાન આપીએ તો વિશેષ સરસ આવે આ વચનામૃતમાં ભગવાનનો નિશ્ચય કોને કહેવાય અને એ નિશ્ચય કેમ થાય એ શ્રીજી મહારાજે સમજાવ્યું છે તો ક્રમે ક્રમે સમજવા પ્રયાસ કરીએ પહેલા તો નિશ્ચય એટલે શું નિશ્ચય એટલે નિસંશયપણે નક્કી કરી લેવું એને નિશ્ચય કહેવાય જે નક્કી કર્યું હોય એમાં પછી કોઈ સંશય ન રહે એને નિશ્ચય કહેવાય નિશ્ચયણ ચયનમ ચૂંટી લેવું અનેક વસ્તુઓ પડી હોય એમાંથી પોતાને જે જોઈએ છે એને સર્વ પ્રકારે તપાસીને ચૂંટી લેવી એને નિશ્ચય કહેવાય પણ પછી કોઈ સંશય ના રહેવો જોઈએ તો એ નિશ્ચય છે નિશ્ચયના બે પ્રકાર છે એક નિશ્ચય છે પ્રવૃત્તિલક્ષી બીજો નિશ્ચય છે પદાર્થલક્ષી પ્રવૃત્તિલક્ષી નિશ્ચયની આજે જ્યાં જુઓ ત્યાં ચર્ચા વિશેષ છે કે જીવનમાં તમારે સફળ થવું હોય તો તમારે જે થવું છે એ પ્રવૃત્તિ કરવાનો દ્રઢ નિશ્ચય કરો જેમ કે મારે ડોક્ટર થવું છે મારે એન્જિનિયર થવું જ છે મારે ક્રિકેટર થવું જ છે તો આ જે નિશ્ચય છે એ પ્રવૃત્તિલક્ષી નિશ્ચય છે હવે એમાંથી મન ડગવું ન જોઈએ જો ડગે તો એ ડોક્ટર ન થઈ શકે ક્રિકેટર ન થઈ શકે એન્જિનિયર ન થઈ શકે પરંતુ એ પ્રવૃત્તિલક્ષી નિશ્ચયની પહેલા પદાર્થલક્ષી નિશ્ચય એટલે કે વસ્તુલક્ષી નિશ્ચય હોવો જોઈએ એ નિશ્ચય શું છે મારે ડોક્ટર થવું છે મારે એન્જિનિયર થવું છે મારે ક્રિકેટર થવું છે એ બરાબર પરંતુ આને ડૉક્ટર કહેવાય આને એન્જિનિયર કહેવાય આને ક્રિકેટર કહેવાય એ બરાબર નિશ્ચય હોવો જોઈએ તો જ પછી પ્રવૃત્તિ શરૂ થાય તો સીધી સાદી રીતે તમે જુઓ કે આને સોનું કહેવાય આને ચાંદી કહેવાય આને ડાયમંડ હીરા કહેવાય એ પદાર્થ છે એનો નિશ્ચય પેલા થાય તો એ મેળવવાની પ્રવૃત્તિ ધીમે ધીમે શરૂ થઈ શકે પરંતુ જો એનો જ નિશ્ચય ન હોય તો પ્રવૃત્તિ શાની એટલે આપણે કહીએ કે મારે સાધુ થવું જ છે સાચા અર્થમાં સાધુ થવું છે મારે સાચા અર્થમાં સત્સંગી થવું છે મારે સાચા અર્થમાં હરિભક્ત થવું છે એ પ્રવૃત્તિ લક્ષી નિશ્ચય છે પરંતુ એ પહેલા આને ભગવાન કહેવાય આવું ભગવાનનું સ્વરૂપ યથાર્થ કહેવાય ભગવાનનું આવું સ્વરૂપ છે એ નિશ્ચય પેલા યથાર્થ દ્રઢ થઈ જાય તો જ આગળનું કામ થાય અને એ નિશ્ચય આ જ ભગવાન છે એ દ્રઢ નિશ્ચય કેવો હોવો જોઈએ તો કે જેવો દુન્યવી પદાર્થનો દ્રઢ નિશ્ચય છે તેવો દ્રઢ નિશ્ચય જોઈએ દુન્યવી પદાર્થનો કયો માનો કે આ લીમડો જ છે આ પીપળો છે આ વડલો છે આ ગાય છે આ ભેંસ છે હવે ભેંસ જોઈને આપણે ક્યારેય એમ ન થાય કે આ ભેંસ નથી ઘોડો છે ગાયને જોઈને ક્યારેય એમ ન થાય કે આ બકરી છે લીમડાને જોઈને ક્યારેય એમ ન થાય કે આ વડલો છે વડલાને જોઈને ક્યારેય એમ ન થાય કે આ લીમડો છે આ લીમડો જ છે આ વડલો જ છે આ પીપળો જ છે આ ગાય છે આ ભેંસ છે આ માણસ છે આ માણસ નથી ઘણે માણસ હોય તો માણસ ન હોય કેમ એવો નિશ્ચય કરી રાખવો પડે નહીં તો ક્યાંક ભરાઈ જઈએ આ જેમ લીમડો લીમડો જ છે એવો દ્રઢ નિશ્ચય પાછો કેવો કે એ જ લીમડાનો નિશ્ચય છે એ જ લીમડાની નીચે બેઠા છીએ અને અચાનક કંઈક થાય અને લીમડાની તોતિંગ દાળ તૂટી પડે માથે હાથ પગ ભાંગી જાય તો એમ ન થાય કે આ લીમડો નથી આ લીમડો જ છે ભલે મારો હાથ પગ ભાંગી નાખ્યો પણ એ લીમડો લીમડો જ છે અરે એ દાળ આ તમારા દીકરાના ઉપર પડે અને દીકરો ત્યાં ત્યાં મરી જાય તો એમ ન થાય કે આ લીમડો નથી દીકરો ભલે મારી નાખ્યો પણ લીમડો તો છે જ કોઈ ખુલ્લી તલવાર લઈને આવે અને એમ કે માથું કાપી નાખીશું આ લીમડો નથી આ પીપળો છે બીકનો માર્યો કે ખરો પણ જીવમાંથી થાય નહીં જીવમાંથી તો એમ જ રહે તારે માથું કાપવું છે એટલે ભાઈ કહી દઉં છું કે આ પીપળો છે બાકી છે શું શું છે લીમડો જ છે એ એનો દ્રઢ નિશ્ચય છે અરે ગમે તેવો દુષ્કાળ પડે પાણીના સોર્સ ખૂટી જાય લીમડાનું એક પાંદડું ના રહે સૂકો ભટ્ટ થઈ જાય સાવ સૂકું ડાળું ડાખડું એમ જ રહે તોય નિશ્ચય ફરે નહીં આ લીમડો જ છે કામ વ્યાપે ક્રોધ વ્યાપે લોભ વ્યાપે ગમે તેવું દારિદ્ર્ય આવે દેશ કાળ ગમે તેવા વિપરીત થાય પણ આ લીમડો છે એવો નિશ્ચય જાય નહીં એવો જ્યારે ઠાકોરજીનો નિશ્ચય થાય ત્યારે એ યથાર્થ નિશ્ચય કહેવાય કે કોઈ પ્રકારના દેશકાળોમાં એને એમ ન થાય કે મેં જેને ચૂંટ્યા છે એ ભગવાન નથી આવો નિશ્ચય હોવો જોઈએ પરંતુ એ સહેલું નથી એ બહુ સહેલું નથી ઘણું કઠણ છે શા માટે કઠણ છે બહુ સીધી સાધી વાત લીમડાનો નિશ્ચય આપણને છે જીવમાં નહીં ડૂટી સુધી થઈ ગયો છે એનું કારણ શું છે કે આપણે લીમડાને જોઈ શકીએ છીએ બહુ બધું ધ્યાનથી સાંભળજો આપણે લીમડાને જોઈ શકીએ છીએ બતાવી શકીએ છીએ એને ચાખી શકીએ છીએ એને સૂંઘી શકીએ છીએ એને અળી શકીએ છીએ પંચેન્દ્રિયોથી અને મન બુદ્ધિ ચિત્તથી આપણે એનું મનન ચિંતન કરીને બુદ્ધિમાં નિશ્ચય કરી શકીએ છીએ કારણ કે અનુભવમાં આવે છે એટલા માટે એવો દ્રઢ નિશ્ચય થઈ ગયો છે ખાલી લીમડા વિશે સાંભળ્યું હોય લીમડો ક્યાંય જોવા જ ન મળે તો એની એને તમે લીમડો બતાવો તો બોઘાન જેમ ઉભો રહેશે લીમડા વિશે ભલે એને બધું જ જ્ઞાન હશે લીમડો જોયો જ નથી તો કેવી રીતે નક્કી કરશે એગ્રીકલ્ચરનો એક ઓફિસર ગામડામાં ગયો ખેડૂતોને જ્ઞાન આલવા કે હું અસલ એગ્રીકલ્ચરનું જ્ઞાન આલી દઉં એટલે ખેડૂત બિચારા કામ કરતા ત્યાં જઈને આટો માર્યો પછી ત્યાં વાવેલું હતું એટલો ખીજાયો કે મૂર્ખાઓ ગ્રામસભા ભરી ભરીને થાકી ગયા તો તમે અક્કલમાં આવે છે કે નહીં કે આવી રીતે ડાંગર ના વવાય ડાંગરનું આટલું અંતર હોવું જોઈએ બે ચાસ વચ્ચે આટલી એની જગ્યા હોવી જોઈએ આવી રીતે બીજા રોપણ થવું જોઈએ ધરું આવી રીતે રોપાવવું જોઈએ અને તમે લોકો એમાં ધ્યાન જ આપતા નથી તો અમારે આ બધું તમને કઈ કઈ શું કરવાનું પણ પેલો જેમ જેમ સૂચન આપે ને ખીજાય એમ પેલો દાંત કાઢે ખેડૂત એટલે પેલાને વધારે ક્રોધ ચડ્યો હું તને સમજાવું છું અસલ જ્ઞાન આપું છું અને તું દાંત કાઢે છે તો કે સાહેબ દાંત ના કાઢે શું કરે કેમ આ ડાંગર નથી આ બાજરો છે તમે ચોપડીમાં ચિત્ર જોઈ લીધું હોય પણ તમને આનો અનુભવ નથી સાહેબ ખેડૂતને જે નિશ્ચય છે એ પેલા એગ્રીકલ્ચર ઓફિસરને નથી કારણ કે એને જોવામાં જ નથી આવ્યું એટલે દુનિયાવી પદાર્થનો મને તમને જે નિશ્ચય છે એની પાછળનું બિલકુલ સિમ્પલ રીઝન છે કે આપણે એને પાંચેન્દ્રિયોથી અનુભવ કરી શકીએ છીએ હવે ભગવાનનો નિશ્ચય કેવી રીતે થાય કારણ કે નથી જોવામાં આવતા ભગવાન છે છે એમ અમે કહીએ છીએ તમે કહે છે બધા કહે છે ગામડાનો ભરવાડે એમ કહે છે કે ઠાકોરજી છે પણ હવે નથી ક્યાંય જોવામાં આવતો નથી ચાખવામાં આવતો નથી સૂંઘવામાં આવતો નિશ્ચય કેવી રીતે થાય એટલા જ માટે અસ્પષ્ટતા છે અને અસ્પષ્ટતા રહેવાની એક સાધુ મહારાજ એક નગરની બહાર આવીને આસન જમાઈ દીધું ગામ લોકોને બધાને ખબર પડી કોઈક મહાત્માજી આવ્યા છે પણ છે જોતા એમ લાગે છે અદ્ભુત પુરુષ છે આખો દિવસ બસ ધ્યાનમાં મગ્ન રહે છે તો આવા પુરુષ જો આ શ્રાવણ મહિનામાં આવ્યા હોય તો આપણે એનો સત્સંગનો લાભ લેવો જોઈએ ગામના સરપંચ ને ઉપસરપંચ ને જે કાંઈ હશે એ બધી કેડર ગઈ મહાત્માજીને વિનંતી કરી પ્રણામ કર્યા કે બાપજી આવું સરસ ગામ છે ને અહીં બેઠા રહ્યો તો રાતે જરા સત્સંગ આલોન તો કે ભાઈ હું ક્યાંય જતો નથી પણ સાધુ શેના માટે થયા જરા જ્ઞાન આલો તો કે હું આવું ખરો પણ હું પ્રશ્ન પૂછું એનો જવાબ જો આપે લોકો અને મને સંતોષ થાય તો હું બોલીશ નહીં તો હું પાછો વયો આવીશ એ મારી શરત મંજૂર હોય તો આવું પછી કહેતા ને લોકોને ભેળા કર્યા ને તમે ભાગી ગયા તો કે ના બાપજી કે તમે જે પૂછ્યો આવડશે હું ક્યાં કહું છું તમને આવડે એવું જ કહેજો ભલે એ બધી સાંજ થઈને આવી રીતે આમ બધા ચકા મકા ચકા બધા બેસી ગયા મહાત્માજી આવ્યા ને પછી પુષ્પમાળા નાનતીને જે કાંઈ હશે એ આવળિયા બાવળિયાના ફૂલ પહેરાવીને મહાત્માજીનું અભિવાદન કર્યું ત્યાં ડોલર મોગરા ગામડામાં ક્યાંથી હોય દાંત શું કાઢો સન્માન કર્યું પછી મહાત્માજીને કીધું કે હવે એ આપણને સત્સંગનો લાભ આવશે એટલે મહાત્માજી કીધું ભાઈ મારી શરત છે એ પ્રમાણે પૂછું છું એ પ્રશ્નોનો તમે જવાબ આપો મને સંતોષ થાય તો હું બોલીશ નહીં હું જતો રહીશ તમને સરપંચે કીધું હોય કે ના કીધું હોય પછી ખોટું ના લાગે મહાત્માજી કેમ ભાગી ગયા એટલે બધા કે પૂછો મહાત્માજી મહાત્માએ કહ્યું કે ભાઈ ભગવાન છે ઈશ્વર છે એટલે ગામ લોકો કે ઈશ્વર છે એ પૂછવાની વાત છે છે જ ઈશ્વર ન હોય તો આ બધું થાય કેમ આ ઝાડમાંથી ઝાડ થાય છે પશુમાંથી પશુમાં થાય છે કેવો વરસાદ આવે છે કેવો શિયાળો થાય છે કેવો ઉનાળો થાય છે કેવી રાત થાય છે કેવો દિવસ થાય છે खुदा है खरादी अकलो उसमें जादी वो आदि अनादि रु करता कहाया पवन आग पानी रु माटी मिलानी रुदंग की निशानी से आदम बनाया दिया का नासा चश्म का तमाशा जबा का खुलासा दो कलमा पढ़ाया मुरादम कहे सही करके देखो खुदा ने किया सो अकल में ना आया એટલે ઈશ્વર તો છે જ મહાત્મા થઈ ગયું મારા કરતા જ્ઞાની છે ઈશ્વર છે જ મહાત્મા જ ઉભા થઈને ગયા આ હા ઉલટું ખોપડું હતું એ તો પાછા ઝાડ નીચે જઈને લાંબુ થઈને સુઈ ગયા આ બધા વિચાર કરે કે આમાં શું આપણે ખોટું કર્યું ઉલટાનો એને જોશ ચડે એટલા હાટું તો આપણે નહોતા માનતા તોય કીધું માનીએ છીએ વળી પાછા સવારે રાતે પછી મહાત્માને ઉઠાડાય નહીં સુતા મહાત્માને ઉઠાડાય જ નહીં ધ્યાન રાખવું ઘણા એવું કહે છે સિંહને જગાડવો હારો પણ હુતા મહાત્મા ન જગાડવા એટલે બીજે દિવસે સવારે પાછા સરપંચ ઉપ ઉપસરપંચ બધા ગયા અને પછી વિનંતી કરી મહાત્માજી શું અમારાથી ભૂલ થઈ ગઈ તો ભૂલની ચર્ચા નહીં કરવાની તો પછી કંઈક સત્સંગનો લાભ આપો આવું પ્રશ્ન પૂછું એટલે પછી ગામમાં આવ્યા બધા લોકોને વાત કરી કે અમે હા પડાવીને આવ્યા છે પ્રશ્ન પૂછશે મને લાગે છે કે એનો એ જ પ્રશ્ન પૂછશે સરપંચ થોડો હોશિયાર એટલે કે એનો જ પ્રશ્ન પૂછીએ આપણે હા પાડીને ભાગી ગયા ના પાડો અને મહાત્માજી આવ્યા ને પ્રશ્ન પૂછ્યો કે ભાઈ ભગવાન છે તો કોને કીધું છે છે જ નહીં ભગવાન જેવું કોને કીધું આ તો આભના થાંભલા રોજ ઉભા રહે વાયુનો વીંજણો રોજ હાલે ઉદયના અસના દોરડા ઉપર નટબની રવિરાજ રોજ માલે આ તો બધું ઓટોમેટિક એવું છે જ નહીં કાંઈ આ તો પદાર્થ પદાર્થ હું કામ કરે પ્રકૃતિ પ્રકૃતિનું કામ કરે શું માણસનું શું બધું છે મહાત્માજી ઉભા થઈને વ્યા ગયા જોઈ ગયા લાંબા થઈ આખું ગામ મૂંઝાણું કે આવો કોઈ જોયો નથી હવે આપણી પાસે કઈ માગ્યું નથી દાન દક્ષિણા દીધી નથી એટલે મારવો એ કેમ કઈક લઈ ગયો હોય તો એમ કેવાય લાય પાછા તને ઓકાવું નહીં ત્યાં સુધી હું ખરો નહીં એવું તો કઈ કહેવાય એવું નહોતું કારણ કે એ તો હાવ ભાજીને પાંદડા ને એવું ખાઈને બિચારો મસ્તીથી રહેતો હતો અને મસ્તી થાય રહેતો હોય ને એ જ આવું પૂછી શકે ઓળી પાછા સવારે પાછા બધા સરપંચ ઉપસરપંચ એ તો આપણે લઈ જવા પડે એ વગર તો કામ પતે નહીં વળી આવ્યા પગે લાગ્યા બાપજી આ શું છે કઈ અમારી ભૂલ થાય છે ભૂલ નહીં તો પછી લાભ આપો ને તો પ્રશ્ન પૂછું જવાબ આપો સંતોષ થાય તો આપો ને કે ભાઈ આવું સારું વળી ગામ લોકોને કીધું શું કરશું તો કે આપણે અડધા પાડો અડધા ના પાડો હોળી સભા થઈ ને પછી મહાત્માજી આવ્યા ને પછી મહાત્મા પૂછ્યું કે ભાઈ ભગવાન છે અર્ધા કે અરે છે છે કોને કીધું તમને તે દીધ કીધું તું ભગવાન છે જ છે છે ને છે અર્ધા કે હવે જવા દો ભગવાન જેવું કશું નથી કોને કીધું છે ભગવાન છે જ નહીં કોને જોયો જોયો બતાવો હાલો એકાદ ઉભો થાય મેં જોયો મહાત્માજી ઉભા થઈને બી રાયતે જગાડ્યો જે થવું થઈ જાય પણ હવે શું વાંધો છે મહાત્માજી બહુ સરસ કીધું કે ભાઈ તમે શા માટે વારે વારે મારી પાસે આવો છો તો કે ઉપદેશ કંઈક આપો તો કે ઉપદેશ તો આપ્યો તો શું ઉપદેશ આપ્યો તો કે લોક માનસ કેવું છે એનો ઉપદેશ તો આપ્યો લોકો બધા કહે છે ભગવાન છે ભગવાન છે ભગવાન છે પણ આવી રીતે ડાવાડોલ થયા કરે છે ઘડીક કે છે ઘડીક કે નથી ઘડીક કે છે ઘડીક કે નથી વાત સાચી છો આપણે એક ભાઈ આવે છે રોજ આવે છે નામ નો દેવાય જે છવ્વીસમી જાન્યુઆરી બે હજાર એકમાં ભૂકંપ થયો ને કચ્છ સૌરાષ્ટ્ર બધે આવ્યા અચાનક મને ભેટો થઈ ગયો મને કે આ શું કેવાય આમ આમ તે હોતું હશે જાણે મેં ભૂકંપ કર્યો હોય એમ ઘડીક તો મને ન ખબર પડી મેં હું ગંભીર ભૂલ કરી નાખી સીધો ઉધડો જ લીધો મને કે આમ ન હોય શું પણ વાત કરો છો શું છે મને કે આ ભૂકંપ થયો ભાંગી નાખે એવો ભચાઉની અંદર ચારસો બાળકો વંદે માત્રમ વંદે માત્રમ ખીલેલી કુસુમ કળીઓ નિર્દોષ જિંદગીમાં આજે એને પાપ શું પુણ્ય શું વ્યાખ્યાની ખબર નથી એવા નિર્દોષ બાળકોને આવી રીતે સ્ટ્રીટમાંથી પસાર થતા થતા મકાનો પડે અને દબાઈને મરી જાય આના ઉપર ભગવાનને કરુણાઈ ના આવી ભગવાન જેવો કશું હોય ને તો આવું થાય જ નહીં હું તો માનું છું કશું છે જ નહીં ચાલે હું હાલતો થઈ ગયો નકામું શું માથાકૂટ કરવી પછી ક્યારેક આવે મળે પણ વાતચીત કાંઈ ન થાય એમાં પાછો તેર ડિસેમ્બર બે હજાર એકમાં પાછો સંસદ ઉપર હુમલો થયો તો વળી પાછો મન જાય લ્યો મને કે સ્વામીજી રામ રાખે ને કોણ ચાખે ભગવાને આપણને બચાવ્યા હો આ વખતે નહીતર આ લોકો જો અંદર ઘૂસી ગયા હોત ને તો કલ્પના ન આવે તેવી હોનારત થાત ખરેખર ભગવાન આપણી કેમ રક્ષા કરે છે એ આપણને સમજાતું નથી જોયું ડેગલિંગ સ્લેંગ થાય છે આમથી આમ આમથી આમ આમથી આમ આમથી આમ આમથી આમ થાય બહુ સાચી વાત છે કે આસ્તિકમાં આસ્તિક વ્યક્તિ હોય ને એને તમે એક ખૂણામાં લઈને પૂછો ને બહુ સિન્સિયરલી કે ભાઈ ખરેખર તમારી આ જે આસ્થા છે એ સાચી છે એમ તમને લાગે છે તો ક્યાંક ખૂણામાંથી નાસ્તિકતા ડોક્યુ કાઢશે અને નાસ્તિકમાં નાસ્તિક વ્યક્તિને એકાંતમાં ખૂણામાં અંધારે લઈ જાઓ અને જો એને પૂછો કે તમે ખરેખર સમય નથી માનતા પણ હકીકતે તમને એવું લાગે છે કાંઈ નહીં હોય ભગવાન જેવું કાંઈ એવું લાગે છે તો અંધારા ખૂણામાં ક્યાંક આસ્તિકતા પડી જશે કેમ લાગે છે નથી એવું એક માસ્તર હતા માસ્તર એટલે ટીચર શિક્ષક એ ગામડામાં નવી નવી ભરતી થઈ છે અને આવ્યા છે પણ એને આજના જ્ઞાનનું જે નોલેજ ચડી ગયેલું એટલે બધા ગામ લોકોને રાત્રે રાતે કંઈક વાતો કરે એમાં બધી આવી પણ વાતો આવે અને એમાં એક વાત એની ઉપાડી કે ભાઈ ભૂત જેવું કશું નથી ભૂત પ્રેત પિશાદ મામો ખવે જીન ડાકીણ શાકીણ એવું કશું નથી આ વહેમી હોય એ લોકોને આ બધું વળગ્યું છે ભોળા લોકોને વળગે ને આ બધું છે બાકી એમાં કશું છે નહીં એટલે ગામના લોકો કે માસ્ટર સાહેબ તમે ન માનતા હો તો એ વાત તમારી પોતાની પાસે રાખો પણ અમે તો માનીએ છીએ કે ભગવાને છે ને ભૂતે છે માસ્તર કેવું છે જ નહીં શું તમે વાત કરો છો મારી વાત સમજતા નથી હું ભણેલો ગણેલો વેલ એજ્યુકેટેડ માણસ છું એટલે કે હશે તમે જે કંઈક એજ્યુકેટેડ બેટે બોલે અમને આવડે નહીં પણ ભૂત છે માસ્તર કે નથી એક જણો તો એમણે કીધું કે જો માસ્તર સાહેબ તમે કહેતા ભૂત નથી તો આપણે રાત્રે ગામને પાદર બેસીએ અડધ જણા અમે બધા પટેલ પટેલિયાઓ અને આપણું સ્મશાન તો આ ગામનું આઘું નથી ને એક બધી પાણી ઢોલની બધી માટલીઓ મૂકી હોય છે ને પડી હોય છે એમાં એકાદ માટલી સ્મશાનની તમે રાત્રે બાર વાગે લઈ આવીને અહીંયા આવી જાઓ તો અમે માનીએ કે ભૂત જેવું કાંઈ નથી માસ્તર કે જાઓ એમાં શું વાત છે છે જ નહીં તમને હું કરી બતાવું પ્રેક્ટિકલ થિયોરિટિકલ તમે સમજાવો તમને પ્રેક્ટિકલ સમજાવી દો અરે રાત પડી બાર વાગ્યા ઘનઘોર અંધારું થઈ ગયું ડાંગો લઈને પેલા ખેડૂત પટેલિયાઓ બેસી ગયા માસ્ટર સાહેબ પણ બેઠા છે ઘડિયાળમાં જો બાના ટકરા થઈ ગયા લ્યો માસ્ટર સાહેબ જાઓ માટલી ઉપાડી જાઓ એ માસ્ટર જેવા ઊભા થયા ને તે એક ખેડૂતે કીધું કે માસ્ટર સાહેબ તમે અમારી થાપણ કહેવાઓ આ ગામમાં આવ્યા છો તો અમારી થોડી ફરજ છે કાંઈક તમે અચાનક ઢીમ ઢળી જાય કાંઈ થઈ જાય તો ભાઈ સાહેબ અમારે જવાબ દેવા પડે તમે એમ કરો માનતા ન હોય તમારી પોતાની વાત છે પણ તમે ત્યાં જાઓ અને કાંઈક જો એવું દેખા દે તો તમે એમ કરો આ એક ઘંટડી લેતા જાઓ એ ઘંટડી ટ્રીન કરશો ને એટલે અમે બધા લાકડી નાઈ જઈશું બાકી અમારે તમને જાળવવા પડે એટલે માસ્તર કે લાવો એનો વાંધો નહીં લાવો એવું કાંઈ થશે ને દેખા દેશે તો હું ઘંટડી વગાડીશ ઓલા ખેડૂત કે હેઠા બે જાઓ નક્કી થઈ ગયું તમે ભૂતમાં માનો છો ઓલે કે માનતા નથી તો ઘંટડી હારે લઈ જવાનું શું જરૂર છે માસ્તર કરતા ઓલા ખેડૂ હોશિયાર નીકળ્યા જો છે જ નહીં તો ઘંટડો હારે લઈ જવાનું શું જરૂર ત્યાં વગાડવાનું શું હતું મારો માસ્તરે હેઠો બે ગયો કે વાત એ આજે તો હોય જ નહીં તો વળી કોઈ દેખાય દે વળી ઘંટડી વગાડવે નહીં શું પણ છુપાઈને પડ્યું છે ને કાંઈ આસ્તિકમાં નાસ્તિકતા નાસ્તિકામાં આસ્તિકતા છુપાઈને પડી છે કારણ કે જે માન્યતા છે અને માન્યતાના આધારે બંને જીવે છે આસ્તિક અને નાસ્તિક અનુભવ નથી રમણ મહર્ષિને એક જણાએ પૂછ્યું do you believe in God no I don't believe in God but I know હું ઈશ્વર વિશે માનતો નથી પણ ઈશ્વરને જાણું છું એની માન્યતા ન ટકે એક પ્રોફેસર હતા નાસ્તિક પોતાની જાતને નાસ્તિકવાદી રેશનાલિસ્ટ કેવડાવવાનો પડે એનો ગણો ઉમંગ પ્રવચનો પણ એના ઉપર જ આપે ઈશ્વર જેવું કંઈ છે જ નહીં અને એવું લોજિકલી આપે કે ભલભલાને તળિયા સાફ કરી નાખે એમાં એક કઈ એસેમ્બલી હોલમાં ભરાયેલું ને એમાં ભાઈ એમણે એટલું બધું બધા બૌદ્ધિકોની આગળ એમણે આ પ્રવચન આપ્યું એવી દલીલો આપી આપીને કે ઈશ્વર જેવું કશું છે જ નહીં અને મારા સિદ્ધ થાય એટલી હદે એણે બધી દલીલો કરી અને એટલું પ્રવચન જાયમુન પ્રભાવશાળી રહ્યું કે તાળીનો ગડગડ સમાય નહીં પ્રવચન પૂરું થયું જોજો પ્રવચન પૂરું થયું ત્યારે એક માણસ એને હેન્ડશેક કરવા માટે આવ્યો ખૂબ અભિનંદન આવ્યો પ્રોફેસર સાહેબ કે તમે જે આ નાસ્તિકતા ઉપર પ્રવચન આપ્યું આજના જમાનામાં બહુ જરૂરી હતું લોકો ખોટો ટાઈમ વેસ્ટ કરે છે મિસગાઈડ થઈ ગયા છે સાચો રસ્તો તમે આપ્યો પણ તમે જે રીતે રજૂ કર્યું આવી વક્તૃત્વ શક્તિ હોય કમાલ છે ત્યારે પેલા પ્રોફેસર બોલ્યા ભાઈ એ તો બધી ભગવાન કી કૃપા હે લે આ ભગવાનની કૃપા ક્યાંથી આવી નીકળી જ જાય આસ્તિક હોય તો નાસ્તિકતા નીકળી જાય નાસ્તિકતા હોય તો ક્યાંક આસ્તિક આવી જાય એટલે નક્કી થવું બહુ કઠણ છે ભાઈ કે ભગવાન છે એ પેલે પગથિયે જ પણ માની લ્યો કે કોઈ પણ કારણોસર એવી માન્યતા દ્રઢ થઈ જાય કોઈ મૂળતાથી દ્રઢ થઈ જાય કે ભગવાન છે જ અને શાસ્ત્રીય રીતે કહો તો પછી પ્રત્યક્ષ પ્રમાણથી કે અનુમાન પ્રમાણથી કે શાસ્ત્ર પ્રમાણથી કે આપત વચન પ્રમાણથી એને એવી દ્રઢતા બંધાઈ જાય કે ભગવાન છે તો બીજું પગથિયું બહુ મહત્વનું છે કે ભાઈ ભગવાન છે તો એ ભગવાન કેવો છે એ ભગવાન સાકાર છે કે ભગવાન નિરાકાર છે ભગવાન સગુણ છે કે ભગવાન નિર્ગુણ છે અન્વય સ્વરૂપ ભગવાનનું કેવું છે વ્યતિરેક સ્વરૂપ ભગવાનનું કેવું છે દિવ્ય ધામસ્થ જે વ્યતિરેક સ્વરૂપ કહો છો તો એ કેવું છે આ યથાર્થ જાણે અને કાળ કર્મ ને માયાના નિયંતા સર્વ કર્મ ફળ પ્રદાતા જગતની ઉત્પત્તિ સ્થિતિના પ્રલયના કરનારા એવા ભગવાન છે એવું ભગવાનનું યથાર્થ સ્વરૂપ સમજે ત્યારે ભગવાનનો યથાર્થ નિશ્ચય થયો કહેવાય આ નિશ્ચય જરૂરી છે કારણ કે ભગવાનને તો ઓળખવા પડે ને આપણે જે પહેલા કહ્યું તે વસ્તુલક્ષી નિશ્ચય પહેલા હોવો જોઈએ પણ આવી રીતે યથાતથ જો એને સમજાય નિશ્ચય થઈ જાય તો કામ થાય શ્રીજી મહારાજે પણ મધ્યના દસમા વચનામૃતમાં કહ્યું છે કે નિશ્ચય છે ને એ ગર્ભ છે જેમ સ્ત્રીના ઉદરમાં ગર્ભ હોય તો પુત્રની પ્રાપ્તિ થાય એમ ભક્તના જીવમાં જો ભગવાનના સ્વરૂપનો દ્રઢ યથાર્થ નિશ્ચય હોય તો એને ભગવાનના અક્ષરધામ રૂપી ફળની પ્રાપ્તિ થાય છે અને એ ધામમાં એક એક શબ્દ ઉપર ધ્યાન આપજો એ ધામમાં જે સદા સર્વદા દિવ્ય સાકાર મૂર્તિ ભગવાનનું સ્વરૂપ છે અને અંગ અંગમાં જે અનંત સુખનો રાશિ સમાયેલો છે એવા ભગવાનની આ જીવને પ્રાપ્તિ થાય છે પેલા મૂળ સ્વરૂપમાં હવે એ મૂળ સ્વરૂપ આવું છે એવો નિશ્ચય થાય ત્યારે ત્યાં પહોંચાય નિશ્ચય થયા વગર એ સ્વરૂપની પ્રાપ્તિ નથી થતી પણ હવે એ સ્વરૂપને ઓળખવું કેમ ભાઈ મુશ્કેલી પાછી આવી અક્ષરધામમાં એ સ્વરૂપ બેઠું છે એ આવું છે હવે કેવી રીતે એનું નક્કી કરવું અક્ષરધામ કેટલું છેટું છે એ બિલકુલ ગામડી ભાષામાં ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે ભાઈ આટલું સમજો કે ભગવાનનું ધામ અક્ષરધામ છે કેટલું છેટું છે કે લાખ મણ લોઢાનો ગોળો લઈને ત્યાંથી એમને મૂકે તો વાયુને લેરખે ઘસાતો ઘસાતો ધરતી ઉપર આવે તો રજ બેળો રજ થઈ જાય એટલું ભગવાનનું અક્ષરધામ છેટું છે હવે એટલે છેટે ત્યાં બેઠા છે આપણે કેમ જોઈ શકીએ અને જોયા વગર કેમ અનુભવ થાય અનુભવ થયા વગર નિશ્ચય કેમ થાય આપણને અહીંયા એટલે નથી દેખાતું હોતું હ ઘણાને આંખની તકલીફ થઈ જાય તો પછી ક્યાં જરાય છેટી દેખાય છે બાપાનો છોકરો ખેતરમાં કામ કરતા હતા તે છોકરાને કહેલા એ એટલે પણ પાડો કરી ગયો નનકડો હાંક્યા જા એટલે છોકરો ભાગ્યો હવે ત્યાં ગયો અર્ધેક ગયો ને છોકરો પાછો વળી ગયો દાંત કાઢી કાઢે ગોટો વળી ગયો એના બાપા કે દાંત શું કાઢે છે પાડાના તગડ્યો નહીં હજી એમને ખાય છે બધું તો કે બાપા પાડો નથી એ તો કાળા ડિબાંગ હકા બાપા વાંકા વાંકા ખડ વાઢે છે દેખાય આપણે કહેવાનું એ છે કે આટલું દેખાતું નથી તો અક્ષરધામમાં તો ચીથી દેખાય વે સ્વરૂપ છે જોયા વગર નક્કી કેમ થા યતો વાચો નિવર્તન તે અપ્રાપ્ય મનસા સહ મને સહિત એવી વાણી જ્યાંથી શ્રુતિ કે છે પાછી ફરી જાય છે કોઈ ઇન્દ્રિયો પહોંચી શકતી નથી તો એ સ્વરૂપ કોઈ રીતે અનુભવમાં આવે એમ નથી આપણી તો વાત જાવા દઈએ જવા દઈએ શિવ બ્રહ્માદિક દેવતાઓ વિરાટાદિક ઈશ્વરો એ પણ એ મૂળ પર સ્વરૂપ છે એને જોવા જાણવા સમર્થ નથી તો આપણી તો કઈ ગતિ આપણે ના ઓળખી શકીએ હવે જોઈ ન શકીએ મન પહોંચી ન શકે તો સંકલ્પ કેમ થાય એના વિચારો કેમ થાય એના વિશે કેવી ખ્યાલ કે માન્યતા કેમ કોઈ આઈડિયા કેમ આવે એટલે કોઈ રીતે સ્વરૂપ ઓળખાય નહીં ટ્રેન ચાલુ હતી ને એમાં ખેડૂત પટેલ બેઠા હતા સાફરમાં ખભા ઉપર પંચ્યું નાખીને સામે પ્રોફેસર આવી ગયા પ્રોફેસર ટોકેટી હોય વાત કરવા જોઈએ બધું કઈ હા બાપા તો બસ બેઠા બેઠા લીલોતરી જોવે વરસાદ વરસતો હોય જોવે આવ માણસોને અવર જવર જોવે વેચવા નીકળે એને જોવે લે નહીં કાંઈ કે આ ન ખવાય આ માંદા પડી જવાય અને એ ડાયા માણસો એ કહેવાય અને તમે ભણેલા ગણેલા એવું જ ખાય કે આવું જ ખવાય ઘેરે ન ખવાય શેરનું ગામડાનું ઊંધું છે ને એ તો ખબર છે ને હા ગામડામાં લોકો ઘરે ખાઈને બહાર જાય બહાર જાય એટલે જાજરું જાય ઘરે ખાઈને બહાર જાય ખેતરે જાય ગમે ત્યાં જાય કોકની દિવાલ વાહે આવે પણ જાય બહાર જાય આ શેરનું હાવ ઊંધું ખાય બહાર ને ઘરમાં જાય અને પટેલ એમને બેઠેલા પણ ઓલો પ્રોફેસર ને હહળ થાય નહીં એટલે એ કીધું કે પટેલભાઈ કઈક વાતચીત કરો કે આપણે બેઠા બેઠા હું મૂંગા મૂંગા એટલે પટેલ કે શું વાત કરવાની ભાઈ બધા બેઠા છે ને આ બધું ભગવાનની લીલા છે જોયા રાખીએ તો કે કઈ વાત કરો તો આમ સમય કપાય મજા મારે કપાયેલો જ છે હું બેઠો જ છું તમને તકલીફ છે મને કોઈ તકલીફ નથી ભાઈ નાના પણ કઈ કામ તમે પૂછો તો જ્ઞાન થાય તો કે જ્ઞાન પૂછી થાય ઘણી વાર નોય પણ થાય ખેડૂત કે આપણે પ્રશ્ન પૂછીએ તો ઘણી જ્ઞાન થાય ઘણી વાર ન પણ થાય કે એવું થોડું થોડું પ્રોફેસર કે એવું કઈ નથી પૂછીએ તો જ્ઞાન થાય જ છેલ્લે ભાઈ કે તો જ્ઞાન થાય તો કાંઈ એવું થાય તો કાંઈક પૂછો તો કે એમને શું પૂછવાનું નકામી જીભને એટલી ગહવી તો ના ના એટલે કાંઈ એમ નહીં એટલે પ્રોફેસર સમજી ગયા કે આજે કાંઈક શરત નાખવા માગે છે એટલે પ્રોફેસર એમ કહ્યું કે લ્યો જે હારી જાય ને એને સો રૂપિયા આપવાના જીતી જાય એને સો રૂપિયા આપવા એવો કાંઈ પૂછો તમે એટલે બોલા ખેડૂત કે બાપા એવું છે ને તમે ભણેલા હું પણ થોડું વ્યાજબી રાખો હું હારી જાઉં ને તો હું પચાસ રૂપિયા દઉં તમે હારી જાઓ સો રૂપિયા દો તો પ્રોફેસર કે કાંઈ વાંધો નહીં આવા ઉલ્લુને ઘડીકમાં ઊંધા નાખી દેવામાં શું હાર છે એટલે નક્કી થયું અને પ્રોફેસરને એમ થાય કે આ પૂછી પૂછીને શું પૂછશે એટલે પ્રોફેસરે પેલા ખેડૂતને જ કીધું કે પેલા તમે પૂછો કે એવું કાંઈ પ્રશ્ન હોય તો હું તમને જવાબ આપી દઉં એટલે ખેડૂતે પૂછ્યું કે પ્રોફેસર સાહેબ એક પક્ષી એવું છે એને એક પગ છે અને એક પાંખ છે પણ માળું એ એક પાંખે ઉડે તો કોઈ આંબી શકે નહીં અને ધરતી ઉપર એક પગે દોડે ત્યારે એને કોઈ આંબી શકે નહીં આવું કયું પક્ષી એટલે પ્રોફેસર લોચે ચડી ગયો એને તો થેલો ખેલો અને એન્સાયક્લોપીડિયાની બુકો ને આમ ને તેમ ફોટો બધા જોઈ મગજમાં જ આવે ને હાલું એક પગ અને પાછું દોડે કોઈ પહોંચી શકે નહીં એક પાંખ ઉડે તો પાછું એને કોઈ આંબી કે આ તો હવે ગજબ કે બહુ મચ્છો અને દાદા તો પછી બારીમાં ટેકો દઈને આ લેર કરે પ્રોફેસર ને પર શું હો રૂપિયાની વાત હતી ભાઈ અને ખેડૂતને ખબર જ હતી હો આવવાના જ છે એટલે કાંઈ હળ ન હુજી ને એટલે પછી એને કીધું કે લ્યો આ હો રૂપિયા ભાઈ આમાં મને કઈ ગમ નથી પડતી કે એક જ પાંખ હોય ને એક જ ટાંટીઓ હોય ને દોડે ને પાછું ઉડે ને આપણે અમારે ભણવામાં ક્યાંય નથી આવ્યું જોવામાં નથી આવ્યું જાણવામાં નથી આવ્યું એટલે સો રૂપિયા ખિજામ નાખી દીધા પટેલે પછી પ્રોફેસર કે તમે પૂછો પ્રોફેસર થયું આ જ જાણી લઉં કે આવું પક્ષી કયું છે એટલે એને કીધું પટેલભાઈ આ તમે કીધું ને એ એક પગ અને એક પાંખ વાળું પક્ષી કયું તમે જ કયો ખેડૂત કે મને નથી આવડતું આલે પચા પાછા એ પ્રોફેસર હજી ત્યાં ત્યાં પીડ્યો છે ચક્રી ખાઈ ગયો આ કહીને આપણે શું કહેવાનું છે કે એક પગ હોય ને એક પાંખ હોય તો આપણને મગજમાં નહીં આવે તમે ઇમેજનરી પાવર લગાવો કઈ હાથે હાથમાં આવે હવે આટલું હાથમાં નથી આવતું મનના મનમાં નથી આવતું મનનમાં નથી આવતું ચિત્તાના ચિંતનમાં નથી આવતું બુદ્ધિના નિશ્ચયમાં નથી આવતું તો એ પરમાત્મા અક્ષરધામના તખતમાં બિરાજિત છે એ સ્વરૂપ વિશે ગમે તેટલું સાંભળવામાં આવે તોય મગજમાં કેમ આવે એટલે પંચાળાના ચોથા વચનામૃતમાં શ્રીજી મહારાજ કહે છે કે એ જે પર મૂળ સ્વરૂપ અક્ષરધામસ્થ સ્વરૂપ છે એ સ્વરૂપ એવું છે એનો રૂપ એવું છે કે આ બ્રહ્માંડમાં કોઈની સાથે એને ઉપમા ન અપાય એનો આકાર એવો છે કે એમાં કોઈ એવો આકાર દેખાતો નથી જેની સાથે એને સરખાવી શકીએ એનો શબ્દ એવો છે કે જેના શબ્દ સાથે કોઈને તુલના કરી શકીએ નહીં એનો સ્પર્શ એવો છે એની સુગંધ એવી છે કે આ બ્રહ્માંડમાં કોઈ એવું નથી જેની સાથે એને તુલના કરીએ કે આને ઉપમા આપીએ તો કંઈક સમજાય અત્યંત વિલક્ષણ અને અગોચર એવું ભગવાનનું સ્વરૂપ છે તો હવે નિશ્ચય ન થાય તો નિશ્ચય ન થાય તો ઓળખાણ નથી થઈ ઓળખાણ નથી થઈ તો જોડાણ નથી થયું જોડાણ નથી થયું તો ત્યાં કોઈ દિવસ જીવ ક્યારેય પહોંચવાનો નથી બસ એટલા જ માટે કૃપા કરીને એ પરાત પર પુરુષોત્તમ નારાયણ પોતાના સ્વરૂપની ઓળખાણ માટે પોતાના સ્વરૂપના નિશ્ચય માટે અને પોતાના સ્વરૂપની પ્રાપ્તિ માટે કૃપા કરીને એ પરાત પર પુરુષોત્તમ નારાયણ આ ધરતી ઉપર મનુષ્ય રૂપે અવતાર ધારણ કરે છે હવે તો સામે આવી ગયા આપણી જે વચ્ચે જ છે કરેલી ઓળખાણ કામ પતી જાય કેટલું સહેલું થઈ ગયું ભાઈ હે ના ના પહાડ જેવી મુશ્કેલી હજી ત્યાં ત્યાં ઊભી છે એ માનવ રૂપે થઈ ગયા પણ એ ઓળખાવા દુષ્કર છે શા માટે કે બિલકુલ માનવ જેવા થયા છે બિલકુલ માનવ જેવા માણસની જેમ જ માતાના ઉદરથી જન્મ ગ્રહણ કરે છે બાળક થાય છે યુવાન થાય છે વ્રત થાય છે ખાય છે પીએ છે હસે છે બોલે છે રડે છે ભાગે છે હારે છે જીતે છે બધા જ ભાવ એમના જીવનમાં દેખાય છે અને મનુષ્યની સાથે એવા ભળી ગયા છે હવે એમાંથી ગોતવાના ઓળખવા અત્યંત તકલીફવાળું કામ હા આ જે વચનાવટ છે ને એ દોર ઉપર જાય છે હવે મનુષ્ય જેવા થઈને મનુષ્યમાં ભળી ગયા એમાંથી કઈ રીતે એને ઓળખવા આ ભગવાન છે ચાર્લી નું નામ ઘણા સાંભળ્યું છે અમેરિકામાં થઈ ગયા અને એમણે હાસ્યની એટલી બધી મૂવીઓ આપી છે કે ખરેખર બાળકોએ તો ખાસ જોવી જ જોઈએ પણ એલ્ડર્સ હોય ને બધા હોગ્યા મોઢા લઈને રોજ એડિયું પીઢું મેળ્યું કરીને બેઠા હોય એમણે જોવી જોઈએ નિર્દોષ છે અને જરા બધું સેન્સ પણ આવે બહુ જબરદસ્ત તો એ ચાલી ચેપલિન બહુ હાસ્ય મોટા કલાકાર તો ઇંગ્લેન્ડમાં એના ઉપર કોમ્પિટિશન યોજાઈ ચાલી ચેપલિનની મિમિક્રી કરવાની એના જેવા જ વેશભૂષા અને વાણી આ તે ડાયલોગ્સ બોલવાના એમાંથી જીતી જાય એને first second and third prize મળે ચાર્લી ચેપલીને આ સાંભળ્યું તો પોતે બીજું નામ બદલી અને એમાં એન્ટ્રી મારી નામ બદલી નાખ્યું અને જુદા નામે ફોર્મ ભરી અને ચાર્લી ચેપલી ખુદ એમાં ત્રીસ જણા એ વખતે એમાં સિલેક્ટ થયેલા અને એનો શો હતો એક પછી એક આવવાનું પોતાનું એ બધું ચાર્લી ચેપલિન હાવભાવ ડાયલોગ સાથે જે એમના પાસે હોય એ રજૂ કરવાનું બધાની એક સરખા ટોપા એક સરખા લબડતા લેંઘા કટ આટલી મૂછું હાથમાં એવી વાંકી લાકડી બધા એક સરખામાં લફડ ફફડ હાલે બધા ડાયલોસ બોલે ત્રીસ જણાની એન્ટ્રી પૂરી થઈ રિઝલ્ટ જાહેર થયું ચાર્લી ચેપલીન મૂળ હતો ને ત્રીજો આવ્યો આ હકીકત છે સાવ બિલકુલ હકીકત ત્રીજે નંબરે આવ્યો બોલો તોય કોઈને ખબર પડી નહીં કે આમાં ચાર્લી ચેપલિન પોતે એન્ટ્રી મારીને વયો ગયો એક મામૂલી ચાર્લી ચેપલિન માણસની સાથે પોતાના જમ્યાજમાં ભળી જાય તો ગોયતો ઓળખાતો ઓળખાતો નથી તે પરમાત્મા જ્યારે માનવ થઈને આની વચ્ચે આપણી વચ્ચે આવી જાય ત્યારે કોની તાકાત છે કે જલ્દી ઓળખી શકે કે આ ભગવાન છે કેમ ઓળખાય ઓળખો કઠણ છે એને તમને બીજી વાત કહું મહાપુરુષ ઓળખાય ધ્યાનથી સાંભળજો ભગવાન નો ઓળખાય મહાપુરુષ ઓળખાય એ ગાંધીજી ઓળખી જાય ઓળખાઈ જાય એના ગુણોથી આપણા મુઠ્ઠી ઉચ્ચારા માનવ તરત ખ્યાલ આવી જાય વિનોબા ભાવે ઓળખાઈ જાય એ ત્યાગ તપસ્યા જ્ઞાન ધ્યાન દયા કરુણા હ એના ગુણોથી ઓળખાઈ જાય એની એક ક્રિયા જોવે તે મહાત્મા ગાંધી ઓળખાઈ જાય આપણા જેવો નથી મહાપુરુષ છે વિનોબા ભાવે ઓળખાઈ જાય સોક્રેટિસ ઓળખાઈ જાય બોલે ત્યાં જ ઓળખાઈ જાય વિવેકાનંદજી ઓળખાઈ જાય રામકૃષ્ણ પરમહંસ ઓળખાઈ જાય શંકરાચાર્ય મહારાજ ઓળખાઈ જાય વલ્ભાચાર્યથી ઓળખાઈ જાય ગુણોથી ઓળખાય છે ભગવાન ન ઓળખાય ગુણોથી ઓળખાતા નથી એ ક્યારેક ગુણો દેખાડે ને ક્યારેક ન પણ દેખાડે હજુ શું કરો એટલે ગુણોથી ઓળખવું એ ક્રાઇટેરિયા તો મહાપુરુષોની છે જો ઓળખી જાઓ તો ભગવાન હોવા છતાં એને મહાપુરુષ સુધી ઓળખી શકો પણ ભગવાન તરીકે ઓળખવું એ તો અત્યંત કઠણ કામ છે ભગવાન છે એમ ક્યારે ઓળખાય કે એની ભગવત્તા ઓળખાય તો એની ભગવત્તા શું છે કે સકલ બ્રહ્માંડનો સકલ સૃષ્ટિનો ઉત્પત્તિ સ્થિતિને પ્રલયને કરતા એ ભગવાન છે આ ભગવાનની ભગવત્તા છે એ બીજા કોઈ ન કરી શકે એ કોઈ મહાપુરુષ ન કરી શકે કોઈ સાધુ ન કરી શકે આ બ્રહ્માંડોને ઉપજાવે સ્થિર કરે પ્રલય કરે ક્ષણમાં કરે ક્ષણમાં ઉપજાવે એ ભગવત્તા ભગવાનની છે એ સામે બેઠો છે એમાં કેમ દેખાય કારણ કે ભાઈ જગતનો સ્રષ્ટા છે એમ જો આપણે કહેવા જઈએ તો એમણે અહીંયા જ જન્મ લીધો છે જે પેદા થયા છે એ જન્મા એવું દેખાય છે તો એ આ સૃષ્ટિનો ઉત્પત્તિ કરતા છે એમ ઓળખો કઠણ થઈ જાય બીજી ભગવત્તા એ છે કે સકલ બ્રહ્માંડ છે એનો આધાર છે જો એ ખસી જાય તો બધું પતી જાય એ ભગવત્તા છે એના સહારાથી આ બધું ચાલે છે એના આધારથી આ બધું ચાલે છે હવે સામે બેઠા છે એમાં એ સર્વાધાર છે એમ કેમ ઓળખાય કારણ કે એ પોતે જ પૃથ્વીનો આધાર લઈને બેઠા છે એને ચાલવું હોય ત્યારે વાહન લે છે રથ લે છે ઘોડા લે છે માતા પિતાનો સહારો લે છે મિત્રોનો સહારો લે છે મકાનને આશ્રય નિવાસ કરે છે આ ધરતી ઉપર એ જ બીજાનો આધાર ખોળી અને જીવન વ્યતીત કરે છે તો સર્વાધાર છે એમ કેમ ઓળખાય એ સૂર્ય ચંદ્રના પ્રકાશનો દાતા છે કોણ ભગવાન એની ભગવત્તા છે પણ અહીંયા તો એની આગળ દીવો લઈને જઈએ ત્યારે દર્શન થાય છે બાકી દેખાતા નથી તો એ ભગવાન છે એમ કેમ ઓળખાય એ કાળમાયાના નિયંતા છે એ ભગવત્તા છે પણ અહીંયા તો એ બાળ થાય છે યુવાન થાય છે મૃત્યુનો સ્વીકાર કરે છે દેહ પડ્યું રહે છે દેહના અગ્નિ સંસ્કાર પણ થાય છે તો કેમ ઓળખાય કે આ એ ભગવાન છે ના ઓળખાય એટલા માટે હવે આ પ્રશ્ન આવ્યો પૂર્ણાનંદ સ્વામીએ પૂછ્યું કે મહારાજ આ ભગવાન ઓળખાય કઈ રીતે ભગવાનનો નિશ્ચય થાય કઈ રીતે અશક્ય છે કારણ કે જે આપણી ઇન્દ્રિયો છે એ બધી માયામાંથી બનેલી છે તો માયામય જે પદાર્થ છે એને આપણે જોઈ શકીએ જાણી શકીએ નિશ્ચય કરી શકીએ ઓળખી શકીએ પણ ભગવાન તો માયાથી પર છે એની ભગવત્તા પણ પર છે તો એ સ્વરૂપનો નિશ્ચય કઈ રીતે થાય ભગવાન સામે બેઠા હોય ઓળખાઈ જાય એ કઈ રીતે બને આ ઇન્દ્રિયોની પકડમાં તો ન જ આવે જો પકડમાં આવે તો ભગવાન અમારા જેવા થઈ ગયા એટલે મહારાજને પ્રશ્ન પુષ્ટ કરી દેવો પડ્યો કે તમારું એવું જ કેવું છે ને કે જો કદાચ તમે એને જાણી લીધા ઓળખી લીધા નિશ્ચય કરી લીધો તો માણસ જેવા થયા કારણ કે માઇક ઇન્દ્રિયો માઇક પદાર્થનો જ નિશ્ચય કરી શકે સ્થૂળ વસ્તુ સ્થૂળને જ પકડી શકે સૂક્ષ્મને પકડી ન શકે આ પ્રશ્ન છે ને હા મહારાજ આ પ્રશ્ન છે કે એનો નિશ્ચય કેમ ઇન્દ્રિયો અંતઃકરણથી થાય મહારાજે કોઈ સ્વામી ન થાય માયિક ઇન્દ્રિયો અંતઃકરણથી ભગવાન સામે બેઠા હોવા છતાં એની ઓળખાણ ન થાય કારણ કે માયિક પદાર્થો જ માયિક ઇન્દ્રિયોથી ઓળખાય તો મહારાજ કોઈ જીવને ઓળખાણ ન થાય તો કે થાય કોને હવે જોજો સૂત્ર એક જ કે ભગવાનનો નિશ્ચય ભગવાન વતે જ થાય છે બસ પૂરું ભગવાનનો નિશ્ચય ભગવાન વતે જ થાય છે બસ આ સમજવાનું છે એ સિવાય બીજો ઉપાય નહીં તો કઈ રીતે પેલું દ્રષ્ટાંત પેલું પ્રસંગ તો આ બધા જ જાણો છો પણ ટૂંકમાં કે ભાઈ અર્જુન ભગવાન શ્રી કૃષ્ણ સાથે જ હતા મહાભારતનું યુદ્ધ થયું અઢાર અક્ષરણી સેના ગોઠવાઈ ગઈ અર્જુનને વ્યામોહ થયો કે મારા સંબંધીઓ છે મારે મારવા નથી મારે લડવું નથી ધનુષ મૂકી દીધું ભગવાન શ્રી કૃષ્ણે બધો ઉપદેશ આપ્યો કે તું લડવા માંડ આ બધું તો બધું મારા અંડરમાં છે આ બધા એનો બીજ પરત પ્રિતા હું છું આ છે તે છે બધું ઘણી વાતો કરી અર્જુને પ્રશ્ન કર્યો મહારાજ તમે એમ કહો છો કે હું સકલ સૃષ્ટિનો સ્રષ્ટા છું બીજપ્રદ પિતા છું યંત્રવત બધાને હું ભમાવું છું આ બધા એનો કરતા હરતા ધરતા હું છું પ્રભુ પણ હું તમારામાં કાંઈ જોતો નથી મને દેખાતું નથી મને બતાડો તો મને ખ્યાલ આવે ભગવાન કે તારે જોવું છે તો કે મારે જોવું છે કે તમારી એ ભગવત્તા શું છે તમારું એ સ્વરૂપ કેવું છે મને બતાવો ભગવાને અર્જુનને કહ્યું અર્જુન નતું મામ શક્ય છે દ્રષ્ટુમ અને એવ સ્વચક્ષુષા તું આ તારી આંખોથી નહીં જોઈ શકે દિવ્યમ દદામી તે ચક્ષુ લે હવે હું તને દિવ્ય ચક્ષુ આપું છું ચર્મ ચક્ષુ જે તું મને નહીં જોઈ શકે દિવ્ય ચક્ષુ આપું છું દિવ્ય ચક્ષુ આતા અને અર્જુને શું જોયું એ ગીતાનો અગિયારમો અધ્યાય બોલે છે આહ એવું તેજ તેજ ઉગ્ર તેજસ્વી એવું ભગવાનનું વિરાટ વિશ્વ સ્વરૂપ અર્જુને જોયું કે લોક લોકાંતરોને પોતાના તેજથી ભરી દેતા હોય બાળીને ભસ્મ કરી દેતા હોય લોક લોકાંતર જયારે ભગવાનની દાઢમાં ચવાઈ જતા હોય અનેક દેવતાઓ દાનવો અરે કૌરવો પાંડવો એની બધા મહારથીઓ સેનાઓ જયારે એના મુખમાં ચવાઈને દાઢમાં શેરડીના રાડાની જેમ ચવાઈ જતી હોય આવું અર્જુને ઉગ્ર સ્વરૂપ અને અનંત બ્રહ્માંડોને ધારતું સ્વરૂપ જોયું અર્જુને કહ્યું મહારાજ હવે હું જોઈ નથી શકતો પ્રભુ પણ એક જ વસ્તુ થઈ ને હવે આપને ઓળખ્યા સખેતી મતવા પ્રથમ યદુક્તમ હે કૃષ્ણ હે યાદવ હે સખેતી મહારાજ મને ક્ષમા કરો કે મેં તમને તો મારા સખા જાણ્યા યાદવ જાણ્યા અને મેં તમારો ક્યારે અનાદર કર્યો હોય મશ્કરીમાં પણ મેં તમારી મસ્કરી કરી હોય મેં તમારા સ્વરૂપને ઓળખ્યા વગર જે અપરાધ કર્યા છે એ બધા ક્ષમા કરો અને હવે હું જોવા સમર્થ નથી હવે મને તમારું માનવ રૂપ દર્શાવો ભગવાન પાછા માનવ રૂપમાં આવી ગયા ક્યારે દેખાયા ક્યારે અર્જુનને સમજાયા કે જ્યારે ભગવાને દિવ્ય ચક્ષુ આપ્યા ત્યારે દિવ્ય ચક્ષુ આપવાનો અર્થ શું છે પોતાનો પુરુષોત્તમે પોતાનો પ્રકાશ આપ્યો એ પ્રકાશથી ભગવાનને દેખાય ત્યાં સુધી અર્જુન તો દેખતા જ હતા પરંતુ પોતે પોતાનો પ્રકાશ આપ્યો પુરુષોત્તમનો પુરુષોત્તમ પ્રકાશ આપ્યો અને ભગવાન દેખાય એટલે જ ઉપનિષદ કહે છે સમવિશતિ આત્મના આત્માનમ પરમાત્મા વડે જ પરમાત્માનું દર્શન થાય છે એ વાતને બિલકુલ સીધી સાદી ભાષામાં શ્રીજી મહારાજે કહ્યું કે હીરા વડે હીરો વિંધાય છે diamond can be cut by diamond આ જેનો મૂળ અર્થ છે હીરાથી જ હીરો કપાય તમે કોઈ પણ આ હીરાનું કામ કરનાર હોય ને એને પૂછજો એ હીરાને કાપવો હોય એટલે બીજું કોઈ સાધન કામ ન આવે બે હીરા આમ ઘસો ફળ દઈને મળે ઘસાવા અને જે હીરા ઘસે છે એને પણ એ હીરાનો જે પાવડર હોય ને એ જ અંદર મૂકવો પડે તો જ હીરો ઘસાય એ વગર કોઈ દિવસ હીરો ઘસાય નહીં કપાય નહીં વિંધાય નહીં હીરાનું જ કામ લાવવું પડે એની સાથે બીજું પદાર્થ ઘસો એ ચૂરો થઈ જાય હીરો ન ઘસાય એટલે લક્ષણાથી તમારે એમ લેવું હોય કે તમે બે હીરા ઘસો ને બે જો ઘસાવા માંડે તો બે હીરા છે ડાયમંડ છે તો એમ તમે લક્ષણા લઈને કહી શકો કે ભાઈ હીરા વડે હીરો ઓળખાય છે બાકી વિંધાવાનો પર્ટિક્યુલરી એક્ઝેક્ટ અર્થ છે કપાવું લક્ષણાથી લ્યો તો પછી એમ થાય હીરા વડે હીરો ઓળખાય છે એમ ભગવાનનો નિશ્ચય ભગવાનનું દર્શન ભગવાનના પ્રકાશથી જ થાય છે ભગવાન વતે જ થાય છે રામાયણમાં પણ આપણે બધા બધા ટૂંકમાં ટૂંકમાં પ્રસંગ લઈ લઈએ રામાયણમાં પણ પ્રસંગ છે હનુમાનજી ઋષિમુખ પર્વત ઉપર જયારે સુગ્રીવની સાથે બધા મિત્રોના અંદર બધા બેઠા છે ખબર છે વાલીને સુગ્રીવને વાંધો પડ્યો બે ભાઈઓને જેમ અત્યારે ત્યાંથી પડતા એમ પડ્યા હોય ત્યાં બેઠો તું મંત્રીઓ સાથે પણ રામ અને લક્ષ્મણ સીતાજીનું અપહરણ થયું તો ખોળવા નીકળ્યા હતા પણ મુનિનો વેશ છે વલકલ પહેર્યા છે ધનુષમાં ખભે નાખ્યા છે માથે જટા છે આવો વિચિત્ર વેશ મુનિ અને પાછા હથિયાર એટલે સુગ્રી ગભરાયો કે વાલીના મોકલેલા છે હનુમાનને કહ્યું અને મંત્રીએ કહ્યું જાઓ તપાસ કરવા છે કોણ અને જો કોઈ એવા મારા ઉપર હલ્લો કરવા આવ્યા હોય તો મને ઈશારો કરજો તો હું ભાગી જઈશ એટલે હનુમાનજી બ્રાહ્મણનું રૂપ લઈને આવ્યા ભગવાન રામને પ્રણામ કર્યા ભૂદેવ છે પ્રણામ કર્યા બ્રાહ્મણે હનુમાનજી અને કહ્યું કે કહું તુમ શ્યામ અલ ગૌ શરીરા આ એક શ્યામ છો એક ગૌર છો મુનિઓના વલકલ પહેર્યા છે રાજવંશી તેજો દેખાય છે હથિયારો ધારણ કર્યા છે પગલાઓ ઘાડા છે વકેટ વનમાં તમે કા માટે શા માટે ફરો છો મુનિ હો તો તપ કરતા હોવા જોઈએ પરંતુ હથિયાર લઈને શા માટે ઘૂમો છો તમે કોણ છો ત્યારે રામે કહ્યું કે મારું નામ રામ છે નામનું નામ લક્ષ્મણ છે મારી પત્ની સીતા એનું અપહરણ થયું છે એને ખોળવા માટે નીકળ્યા છે પણ એ ભૂદેવ તમે કોણ છો એમ પૂછીને બસ જોજો હો એક ક્ષણ માટે રામે આમ હનુમાનની સામે જોયું અને પ્રકાશ આવ્યો એ જ ક્ષણે હનુમાનજી ઓળખી ગયા ચોધાર અસુરોએ રામના પગ પકડી લીધા પ્રભુ પહેચાની પરે એવું ગહી ચરણા હે મહારાજ હું જીવ છું હું ભૂલી જાઉં કે હું તમને પૂછું કે તમે કોણ છો પણ તમે મને પૂછો તું કોણ છો ક્યારે ઓળખાયા જ્યારે ભગવાને પોતાનો પ્રકાશ આપ્યો ત્યારે એટલે તુલસીદાસજીએ લખ્યું કે જાનહી સોઈ જેહી દેહું જનાઈ જાનત તુમ હી તુમ હી હોય જાય તમે જેને જણાવવા ઈચ્છો એ જ જાણી શકે બાકી એને કોઈ જોઈ શકે નહીં ઓળખી શકે નહીં એનું દર્શન ન થાય એનો નિશ્ચય ન થાય આપણે બ્રહ્માનંદ સ્વામી લાડુદાનજી પૂર્વે નામ લાડુદાનજી રાજસ્થાન ખાંડમાં જન્મ ભુજની લખપત પિંગળ શાળામાં ભણ્યા પણ ભાઈ ધુઆધાર શીઘ્ર પંડિત હિન્દી વ્રજ ગુજરાતી કચ્છી ચારણી સાહિત્યના શીઘ્ર કવિ ઉપરાંત એ ભાઈ તમને વિદ્યાઓ છે બ્રહ્માનંદ સ્વામીનું ચરિત્ર હું તો કહું છું જેને ભગવાન સ્વામિનારાયણનો નિશ્ચય ન થતો એને સાંગોપામ બ્રહ્માનંદ સ્વામીનું જીવન ચરિત્રનો અભ્યાસ કરે ને એ જ મિનિટે પગમાં પડી જાય આવું અદભુત કેટલી વિદ્યાઓ કેવા પારંગત ઓહો એ ગજ વિદ્યા જાણે અશ્વ વિદ્યા જાણે શિલ્પ વિદ્યા જાણે નૃત્ય વિદ્યા જાણે ગાયન વિદ્યા જાણે શિલ્પ રસોઈ કળા જાણે સામુદ્રિક શાસ્ત્રનો અભ્યાસ સંસ્કૃતનો અભ્યાસ વેદ ભાગવત ગીતાનો અભ્યાસ રાજનીતિ જાણે અનેક વિદ્યાઓથી પારંગ શતાવધાની પાછા ખેર ખાઓ રાજા મહારાજાઓ ઝૂકી જાય અને પાછું એવું શરીર રાજવંશી ઓહો કે રાજ ગાદી ઉપર બેઠેલો રાજા એની આગળ ઝાંખો પડી જાય એવા ફૂટડો યૌવન અને એવી તેજસ્વી મુદ્રા અને એટલી પ્રગલ્ભ વિદ્યાઓ શીઘ્ર વિદ્યાઓ પણ એક પછી એક રજવાડાઓમાં આવી નમાવતા નમાવતા ભેટ સોગાતો લેતા લેતા જુનાગઢ નવાબ એટલા બધા ખુશ થઈ ગયા તે જવા જ દે નહીં ઘણા મહિના રોક્યા પછી વચન આપવું પડ્યું કે હું ફરીથી આવીશ ત્યારે જવા દીધું એ લાડુદાનજી ભાવનગર આવ્યા વજયસિંહ ઠાકોર એમની પાસે વજયસિંહ મહારાજની કચેરીમાં પેલો પ્રવેશ થયો અને ગોહિલ વંશની જે બિરદાવલીઓ લાડુદાનજીએ ગાઈ અને વીર રસને સૌર રસને શૃંગાર રસના પાછા પ્રધાન કવિ હો જાણજો આ ભગવાન સ્વામિનારાયણનો કરિશ્મા કે શૃંગાર રસના પ્રધાન કવિ એટલે એટલો લાડુબા જીવબાન સમજાવવા ગયા હતા શા માટે નથી પરંતા સાસરે જતા એસી ના હોય ખખડી ઠોઠું થઈ ગયા હોય એની આગળ બ્રહ્માનંદ સ્વામી <laughs> લાડુદાનજી હતા ત્યારે જો થોડો શૃંગાર રજૂ કરે ને તો એ પાછો ઘોડે ચડી જાય અરે સાહેબ કહેવાય નહીં તમને પણ જુનાગઢની કચેરી આ બધા તો શું છે એ બધા રજવાડાઓ તો બધા શરાબ અને સુંદરીના શોખીન અને લાડુદાનજી તાજા ભણેલા તમ મુક્તરાજ પણ જે લીલા છે એ તમે જાણો એક જ દીવાની શક છે એ આમ આમ કેમ ડોલે છે એ ખાલી નવાબે પૂછ્યું પછી બ્રહ્માનંદ સ્વામીજીને ઉત્તર દીધો આફરીન આવા કવિ એવા તર્કવાદમાં એવી રજૂઆત અને ભાઈ તો ચારણી પાછું દૂધ ઓહ વગર ભણીને ચાર વેદ બોલે એમ કેવાય જુનાગઢના ભાવનગરના વજયસિંહ ઠાકોર ખુશ થઈ ગયા રાજુલાથી નાગદાન સોની બનાવે પ્રામાણિક સત્સંગી સોનાનું એક વાલવાય આગુ પાછું ન થાય એના ઉપર વિશ્વાસ એને કહ્યું કે આવો અને આ લાડુદાનજીને નખ શીખ સુવર્ણથી મઢી દો લાડુદાનજી બેઠા છે રાજવંશી ખુરશી ઉપર અને રાજુલાના નાગદાન સોલી કપાળમાં મોટો તિલક અને ચાંદલો એક એક અંશ અંગનું માપ લે છે પણ લાડુદાનજી એટલા જ પાછા રમૂજી મશ્કરા કવિ છે ને મેં કીધું કે ભાઈ આ શું વળી ચીપીઓને આ બધું ઊંધું બધું શું વાળ્યું છે આ બધા ટીલા આપણે ટૂંકમાં લઈએ છીએ એટલે નાગદાને કીધું માપ લેતા લેતા કે કવિરાજ એ તો મારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણનું ચિહ્ન છે આ હાલ હવાજ છે ને ગરડામાં છે હે હાલ હવાલ અને ભગડા ગરડામાં નામ તો મેં સાંભળ્યું છે નાગદાન પણ પાખંડી છે તું એની જાળમાં ક્યાં ફસાયો નાગદાન સોની કે કવિરાજ આ ખરો સોની છો પિત્તળને સોનું માનીને સ્વીકાર એવો નથી આપણે બધું ટૂંકમાં લઈએ છીએ લાડુ દાંજે લાત મારી દીધી માપયાને હથિયાર માપવાનું તું ફેંકાઈ ગયું મૂકી દો સોની હવે તો એનું પાણી ન માપું ત્યાં સુધી અંજળ ન લો ભાવનગર મહારાજને કહેણ મોકલ્યું મહારાજ મારે ગઢપુર જવું છે વાહનની સગવડતા કરો મહારાજ પોતે મળવા આવ્યા શું મામલો છે કહો ઓહો તમે મારા મનની વાત કરી મને પણ જે નથી ગમતું મારા તાબાના ગામડાઓ કહેવાય અને એમાં અમે કાઠિયા લોકો અને એની દીકરીઓ સાસરે જતી ન હોય અને એના જ ભજન થતા હોય તો આપણે તો બધા ગોહિલવંશીઓ જાઓ જાઓ એ પાખંડને તમારા સિવાય બીજો કોઈ નાબૂદ નહીં કરે લાડુ દાનજી કે મહારાજ આપ ગયા આપ પાછા સાત અંગરક્ષકો સાથે લાડુદાનજી અરબસ્તાની તખાર ઉપર ચડ્યા છે એ જેવું પગલું માંડવા જાય ત્યાં ફરીથી નાગદાને કીધું જોજો કવિરાજ જોજો મીઠાની કોથળી સાગર નો તાગ લેવા જાય છે એ હજી જ્યાં સાંભળે ન સાંભળે ત્યાં શું થયું એના મામા ગોતતા ગોતતા ત્યાં આવ્યા કેટલા વર્ષો બરાબર પંદર પંદર વર્ષ થઈ ગયા લાડુદાન ભણવા ગયા માવતરે મોકલા જુઓ તો ખરા એના સમાચાર તો આવે છે કે જ્યાં જોયે ત્યાં યશ પતાકા ગવાય છે પણ એ છે ક્યાં હવે જલ્દી બોલાવો અમે વૃદ્ધ થયા હવે અમે દર્શન કરી દીકરાને છાતીએ લગાડીને શરીર મૂકીએ મામા આવ્યા પણ એ પગલે અરે ભાણું ભા એકદમ ભેટી પડ્યા મામા હા ભાણુભા ચાલો હવે તો આપણે મૂળ વતન જઈશું તો કે ના મામા ને અંજળ ગ્રાસ કર્યા છે મારે ગરડા જવું છે મારે સ્વામિનારાયણ પાખંડ બંધ કરવું છે ઓ ભાણુબા એ રેવા દો એ રાજસ્થાન મારવાડ સુધી મેં એમની વાતો સાંભળી છે એની પાસે જવા જેવું જ નથી જો તમે ગયા તો ભાણુબા અમારા હાથમાંથી જશો રેવા દો જવા જેવું નથી લાડુ દાનજી કે મામા તો તો જવું જ છે જો એક કહેવાતો ભગવાન હોય તો એને ઉડાડી ના નાખવું ત્યાં સુધી જંપવું નહીં હાલો મારી સાથે મામા આવ્યા છે સાથે સાત આઠ અંગરક્ષકો બધા ઘોડેશ્વર તબડાક તબડાક હબેલા છબેલા હબેલા છબેલા કરતા આવી ગયું ગરડા અરે ગરડાના ચોકમાં લાડુદાનજીએ છલાંગ મારીને જ્યાં ઘોડા ઉપરથી નીચે ઉતર્યા મહારાજ તો બેઠા હતા સભા કરી લીમડા નીચે ભગવાન સ્વામિનારાયણ સહજાનંદ સ્વામી શ્રીજી મહારાજ જે કહો તે પગ ઉપર પગ ચડાય ગુલાબનું પુષ્પ હું અને જેવા લાડુદાન છલાંગ મારી એટલે શ્રીજી મહારાજ સહજાન સ્વામી બોલ્યા ઓ લાડુદાનજી આવો આવો પેલો શોખ આ મને ક્યાંથી ઓળખે મારું નામ ઠામ ક્યાંથી જાણે આવો આવો આવો એ બેઠા હેવું મીઠું મુખારવિંદભાઈ એવું ગોળ ચંદ્રમાં આપમાંથી આવીને બેસી ગયો એવું જેની સામે ચડસા ચડસી વિવાદ કરવા માટે લાડુદાનજી આવ્યા હતા પલાઠી વાળીને એક સેકન્ડ આમ બેઠા મામેને થયું ગયો એ મૈડા માતાને સંભાળવા ઓમ હ્રીમ શ્રીમ ક્લીમ ચામુડે વિચ્ચી સ્વાહ હે હિંગળોજમાં હે નવલાખ લોબડિયા વાળી હે જોગમાયા મારા ભાણું ભાની ભેરામાં રહેજે મારા આની રક્ષા કરજે ઓ મારી ઓ મારી જગતમાં આંખું વીચી ગયા એ વખતે શું થયું કે લાડુ લાડુદાજી મહારાજની સામે જોઈ એ જ વખતે મહારાજે પોતાનું કૃપા કરીને દિવ્ય ચક્ષુ આપ્યા અને પુરુષોત્તમનો પ્રકાશ આપ્યો અને ચોવીસે અવતારો પ્રગટ થતા અને લીન થતા પ્રગટ થતા અને લીન થતા જોયા લાડુદાનજી મહારાજના હાથ જોડીને કહ્યું પ્રભુ યહી કચ્છ યહી મચ્છ યહી શુકર તનુ ધાર્યો યહી બને નરસંગ દુષ્ટ હરણા કંસ માર્યો યહી વામન વપુકીન લીન પદતીન ભુવન ત્રય યહી ફરશીધર રામ યહી રઘુપતિ કિય જગ જય યહી કૃષ્ણ બુધ નકલંક યહી તેહી ભેટત ભવ ભ્રમ ટલે કિતને કરૂપ લાડુ કહે સોય સહજાનંદ મિલે ભાઈ સોય સહજાનંદ મિલે ઓ મહારાજ ચોવીસો અવતારનો ધરતલ તું મને આપની પાસે રાખી લ્યો મામાંથી જોવાનું નહીં પછીની કથા નથી કેવી પણ ઓળખાય આવ્યા હતા કેવી રીતે કેવી પ્રતિભા તમે જુઓ એ મારી તમારી જેવા નહોતા મગજની લાડુડી બાળીને આવી ગયા હોય હજારો રૂપિયાની તો સોગાત ભેળી હતી ભાઈ ગણતરીના લિસ્ટ છે જે આપણે નથી કેવા એટલી સંપત્તિ એવી પ્રતિભા ક્ષણમાં અને કોથળા પહેરીને ઉઘાડે પગ રખડે કાચા લોટના ગોળા ખાય પકવાની તો વાત મૂકી દો અને એ જ વખતે પાછા ભાવનગર મહારાજનો ખરીતો આવે તમને પચીસ પરગણા આપવામાં આવે બે તાજની ખુરશી આપવામાં આવે વર્ષાસન બાંધી દેવામાં આવે અને અમારી સાથે ખુરશી પડે લાડુદાનજી આવી જાઓ ત્યારે કહ્યું કે મેં ઢાઢી મહારાજ કહો દાસ હજુર ગુણ ગાયો ગોવિંદ કહો જસ ધન પાયો ભરપૂર એ ખલિતાનો ઘા કરી દીધો કેમ પુરુષોત્તમના પ્રકાશથી પુરુષોત્તમને ઓળખ્યા બાકી ન ઓળખાય આપણી જેવા જ હોય ગમે તેમ ઊંધા થતા થાય તો ના ઓળખાય હવે અહીંયા એક આપણે સમજીએ આ રેશનાલિસ્ટ જે નાસ્તિકવાદી બૌદ્ધિકો છે ને એ કહે છે કે ભાઈ આ ભગવાન છે એ ઇન્દ્રિયાતીત છે અતિન્દ્રિય અનુભવ છે એ બધું ખોટું છે ધર્મગ્રંથો એવું કહે છે સાધુ સંતો એમ કયા કરે છે કે ભગવાનનું સ્વરૂપ છે ઇન્દ્રિયાતીત છે એ આ ઇન્દ્રિયોથી દેખાય નહીં એક બાજુ એમ કે છે કે ઇન્દ્રિયાતીત છે આ ઇન્દ્રિયોથી દેખાય નહીં અનુભવ થાય નહીં બીજી બાજુ એ જ ધર્મગ્રંથો એમ કહે છે કે ભગવાનનું ફલાણા ફલાણા ભક્તએ સંતે એમનું દર્શન કર્યું આ તો કોન્ટ્રાડિક્ટરી થઈ વિરોધાભાસ થયો કે એક બાજુ કે છે કે આ આંખથી દેખાય નહીં એવો ઇન્દ્રિયાતીત ભગવાનનો અનુભવ છે ભગવાનનું સ્વરૂપ છે તો બીજી બાજુ એમ કે છે કે પાછું એમણે જોયું એમનું દર્શન કર્યું માટે લોકોને ઊંધે રસ્તે ચડાવે છે અને છલ પ્રપંચ કરીને પોતાના પેટ ભરવાની યુક્તિ પ્રયુક્તિ છે કે ભગવાન છે બાકી ભગવાન જેવું કશું નથી જેને દર્શન કર્યું એમ તમે કહો છો તેની પાસે બીજું એવું કયું ઉપકરણ હતું કે જેનાથી ભગવાનને જોયો જોવે છે તો આનાથી જ જોવે છે બીજું એવું કઈ દેખાય છે વૈજ્ઞાનિકો ચીરફાડ કરીને બધી ડેડ બોડીને કેટલી ચૂથી નાખી એમાંથી કોઈ સિક્સ સેન્સ જેવું કાંઈ નીકળ્યું નથી માટે ભગવાન ઇન્દ્રિયાતીત છે એ લોકોને સમાજને ઊંધે રસ્તે ચડાવવા જેવું છે આવું કહે છે વાંચે એને તો તરત ખ્યાલ જ આવી જાય ને કે ભાઈ આ તો વાત સાચી છે ને જોયો એમ કે પાછો નથી દેખાતો એમ કે તો પાછું કેવી રીતે થાય એટલે લોકોને ઊંધે જ રસ્તે ચવાડે પણ ભાઈ એક વસ્તુ સાદી તમે સમજો આપણે સુઈ જઈએ ત્યારે સ્વપ્ન આવે છે હવે તમને આમાંથી કોઈને અત્યારે કથામાં રસ ન હુઈ ગયો માનો અને એને એમ થાય કે એના મિત્રની શાદીમાં લગ્નમાં પહોંચી ગયો છું તો સ્વપ્નામાં શું દેખાય છે એનો ફ્રેન્ડ છે ઘોડે ચડ્યો છે વાજા વાગતા છે ગીતો મંગળિયા ગવાતા છે ને વીરો મારા જગમગ મગ આવું બધું થતું છે ને ફટાકડા ફૂટતા હશે ને ધૂમ ધડાકા બેન્ડ વાજાની સુરાવલીને એટલા ફટાકડા ફૂટતા હશે કાનમાં આંગળી ભરાવી દેતા એટલું આપણને કોઈને સંભળાય એને સંભળાય છે કે નહીં હવે એ સૂઈ ગયો છે તો ત્યાં કાન નથી આંખ નથી છતાં એને એક્ઝેક્ટ સંભળાય છે કેવી રીતે સંભળાય છે મનોસૃષ્ટિ છે સાચું તો મન પાસે તો શક્યતા નથી મનને આંખ છે મનને મનનની તાકાત છે તો એ જોવે છે કોણ એ અવાજને સાંભળે છે કોણ ઘણીવાર આપણે સ્વપ્નમાં જે બોલ્યા હોય સાંભળ્યા હોય કેવું એજીટી શબ્દો યાદ રહી જાય છે દુહા છન છપાઈ આવી જાય આપણે કોઈ વાંચ્યા ન હોય એવા આવી જાય અને સવારે તમે લખી લો નોટ ડાઉન કરો તો આ ક્યાંથી આવ્યું કોણ સાંભળે છે ભાઈ આત્માના પ્રકાશથી આ બધું જોવાય છે સંભળાય છે બધું થાય છે ઇન્દ્રિયોતીત જો અનુભવ તો સ્વપ્ન સૃષ્ટિ પણ ઇન્દ્રિયાતીત જ છે એવી રીતે ભગવાનનું જે દર્શન છે એ ભગવાનના પરમાત્માના પ્રકાશથી અનુભવાય છે આત્માના પ્રકાશથી મનોસૃષ્ટિ જેમ અનુભવાય છે સ્વપ્નમાં એમ પરમાત્માના પ્રકાશથી પરમાત્માનું દર્શન થાય છે અનુભવાય છે બાકી મીરા સુર તુલસી એને ભાઈ કોની સાથે છેતરપિંડી કરવાની હતી નરસિંહ મહેતાને કે ઊંધે રસ્તે ચડાવે તુલસીદાસે સરસ લખ્યું છે કે સિદ્ધાંજન કોઈ આંજે એમણે જે દ્રષ્ટાંત આપ્યું એવો સિદ્ધાંજન ક્યાં હોય એ મને નથી ખબર પણ એને આપ્યું છે દ્રષ્ટાંત હું કહું સિદ્ધાંતજન જો કોઈ આંખમાં આંજે તો ધરતીમાં જ્યાં નજર કરે તુલસીદાસજી એને ખબર પડી જાય કે જેને સિદ્ધાંતજન આંજ્યું એને કે અહીંયા મણીની ખાણો છે અહીંયા રૂપું છે અહીંયા સોનું છે અહીંયા કઈ કઈ ધાતુઓ છે ક્યાં જળ છે સિદ્ધાંતજન આંજવાથી એ બધું જોઈ શકે છે હવે આપણા જેવી આંખ ગણાય આંખ તો આપણા જેવી જ હતી પણ અંજાયું શું એ જ આંખ આપણને દેખાતી હોવા છતાં પણ એ આપણા જેવી આંખ નથી રહી કઈ અંજન થઈ ગયું છે એટલે બધું આર પાર જોઈ શકે અરે ભાઈ આપણે કઈ ચંદ્ર ઉપર સપાટી ઉપર પથરા કેવા રંગના છે કઈ જોઈ નથી શકતા પણ હબલ ટેલિસ્કોપ કેમ રાવલ સાહેબ હતા ને બહુ તમારું છાપામાં આવે હો ભાઈ એ મૂકે ઉપગ્રહની મદદથી બધું જુએ તાર રાવલ સાહેબ જેવા ક્યારે નહીં કહે છે કે ભાઈ દસમો ગ્રહ છે અમે તો શાસ્ત્રોમાં કેદુનો દસમો ગ્રહ વાંચીએ છીએ એને જમાઈ કીધો છે નવ ગ્રહ માણસને નડે પણ દસમો ગ્રહ જમાય છે એ બહુ નડે એ તમને અનુભવ હોય તો એ ત્યાં દેખાય છે ચંદ્રની સપાટીમાં નાના નાના કાંકરાય તમે ઉપગ્રહથી જોઈ શકતા હો ઉપકરણ લાગ્યું ને તો જોઈ શકાય છે એક ઉપકરણ લાગે તો બ્લડની અંદર મેલેરિયાના જંતુ ટાઈફોઈડ આપણને કઈ નથી દેખાતું આપણને લાલ પાણી જ દેખાય છે એ જોઈ શકે છે એક જણો ચશ્મા કઢાવા ગયો આવું આવે ને તે હલે ડાયરો આ બધું જાણવા જેવું છે આગળ જેને ભાઈ રસ હોય એના માટે તો અમે તો કહેતા કહેતા આમાં આનંદ આવે એવી વસ્તુ છે આ વસ્તુ જ અદભુત છે તો પેલો ચશ્મા કઢાવાઈ ગયો એટલે ડૉક્ટર તો પછી એની હેબિટ પ્રમાણે તેને નિયમ રૂલ્સ જે હોય તે ખુરશી પર બેસાડ્યા એનું ચોખ્ખું કર ઘોડાને ચડાવ્યું ચડાવે પેલા આમ આપણને એમ થાય કે આવા દેવાના છે ચશ્મા તો પછી ખબર પડે કે આ તો ચેક માટે છે એક એક આમ કાચ નાખે એને એક્સિસ ફેરવે અને પછી કે વાંચો પેલી બે લાઈન વાંચો વંચાય છે તક ના બીજા કાઢ્યા ત્રીજા નાખે વાંચો વંચાય છે તક ના બીજી ત્રીજી ના એ નથી વંચાય જેતા હટલા ને એટલા બધા કાચ ફેરવા તું કે ના ના ના છેવટે ડોક્ટરને લાઈટ થઈ એને પૂછ્યું કે તું ભણ્યો છો તો ના ડોક્ટર અવળો થઈ જાય તો વાંચી શકે સાહેબ ઈ કમલ લખ્યું હોય તો દેખાય ખરું પણ અર્થ ન થાય ભાઈઓ ધ્યાનથી સાંભળજો દેખાય ખરું પણ કમલનો અર્થ ન થાય કેમ ભણ્યો નથી એમ પુરુષોત્તમ માનવ રૂપે સામે બેઠો હોય પણ જ્યાં સુધી સદગુરુ પાસે બ્રહ્મ વિદ્યા ભણે નહીં ત્યાં સુધી પુરુષોત્તમ ઓળખાય નહીં ભણવી પડે ત્યારે જ એનો અર્થ થાય એનો મર્મ થાય આ એ છે એ વગર ન ઓળખા એ બ્રહ્મ વિદ્યા ભણવી પડે બે જ ઉપાય એક ભગવાન કરુણા કરીને પોતાનો પ્રકાશ આપે તો એ જ ક્ષણે ઓળખાઈ જાય અને બીજો ઉપાય એ આ કે સદગુરુ પાસે બેસે અને દિવ્ય દ્રષ્ટિ પામે અને ઇન્દ્રિયો છે એ પુરુષોત્તમ રૂપ થાય ત્યારે પુરુષોત્તમ ઓળખાય પણ પોતાની ઇન્દ્રિયોથી ચક્ષુથી ઓળખાય નહીં હવે આપણી ચક્ષુથી એક ઘડીક તમે આસ્તિકતા ભૂલી જજો આપણી દ્રષ્ટિથી જો જરાય ભગવાન શ્રી કૃષ્ણ છે એ ભગવાન છે ઓળખાય મને કહેજો હાલો મથુરામાં જન્મ કાળી રાતે જેવો જન્મ થાય ને ભાગવું પડે એની પેલા છ છ સાત ભાઈઓને દિવાલમાં પછાડી પછાડીને હત્યા થઈ ગઈ હોય અને જેના જન્મ પેલા આઠ આઠ વર્ષથી એના ખુદ માતા પિતા તોતિંગ દિવાલોની વચ્ચે કેદમાં હોય ત્યાં કાળી રાતે જન્મ થાય જેલમાં અને જન્મતાની સાથે માતાના સ્તનનું દૂધપાન કર્યા વગર ભાગવું પડે વરસતા વરસાદમાં યમુનાના પાણીને વીંધી પલળતા વરસાદે એક નાનકડા ગોકુળના નેહડામાં જઈને એની અદલા બદલી કરી લેવી પડે અને અગિયાર અગિયાર વર્ષ સુધી મા બાપે એના મોઢું જોવા માટે ઝૂરતા રહેવું પડે હે અને અહીંયા હજી દસ દાડાના થાય ત્યાં માસી પૂતના આવીને ઝેર પીવડાવે બાલ બાલ બચી જાય રમતા થયા ગોઠણિયા ભર ત્યાં તોતિંગ યમલાજુર વૃક્ષો માથે પડ્યા બાલ બાલ બચી જાય ઘોડિયા નીચે સુવડા ગાડા નીચે સુવડાવ્યો ગાડું પડી ભાંગ્યું બાલ બાલ બચ્યા થોડા મોટા થયા વનમાં ગાયોને વાછડાને ચરાવવા ગયા તો ત્યાં પણ હુમલાઓ થયા ધેનાકુસર આવ્યા બકાસુર આવ્યા ઘાસુર આવ્યા એમાંથી બાલ બાલ બચ્યા રમતા હતા એમાં દડો જમનાના ગુનામાં પડી ગયો કાઢવા ગયા તો જળ સાપે સાથળના મૂળમાં ડંખ દીધો દાવાનળ લાગ્યો માંડ માંડ ગોકુળ વ્રજ બેચ્યા અતિવૃષ્ટિ થઈ એટલું ભયંકર વરસાદ કે જેને કોઈ હિસ્ટ્રીમાં જોયો ન ગરડા હોય એ વ્રજ ડૂબતા ડૂબતા માંડ માંડ બેચ્યા એ જ્યારથી કૃષ્ણ આવ્યા ત્યારથી આવા અનેક હુમલાઓ અને ઉલ્કાપાતો ગોકુળમાં થતા રહ્યા એક બાજુ આવું થાય બીજી બાજુ એનો સ્વભાવ એવો એવો નટખટી કે બૈરાઓ પાણી ભરવા નીકળે તને માટલા ફોડી નાખે બૈરાઓના કપડાં ખેંચે છોકરીઓ નાવા પડી હોય તેને લુગડા લઈને ભાગી જાય દહીં દૂધ ગોરસને ડોળી ફોડી નાખે કોઈના વાછરું નાના છોડીને ગાય ધવડાવી દે કોકના છોકરા હુતાવે ને ચીણોટિયા ભરી આવે કોકનું છોકરું અહીં લઈને બીજાને ત્યાં મૂક્યા બીજાનું આના ઘોડિયામાં હુડાવી જાય કોઈનું ઘર રેઢું વળે તો પોતાના મિત્ર મંડળ ચાથે ત્યાં જાય ને પેશાબ પાણી કરીને આખું ઘર ગંધારો ગોબરું કરી મૂકે અગિયાર વર્ષને બાવન દિવસે ગોકુળમાંથી નીકળી ગયા મથુરા આવ્યા યુક્તિ પ્રયુક્તિથી સગા મામાને મારી નાખ્યો ત્યાં જરાસંધ આ આ કંસની બંને રાણીઓ અસ્થિને પ્રાપ્તિ જરાસનની દીકરીઓ અને જરાસનના હુમલા શરૂ થયા દસ વર્ષ સુધી આવા ભયંકર હુમલાઓ થતા રહ્યા ત્રાહી મામ મથુરા થઈ ગયું છેવટે કચેરી ભરાઈ એમાં અમુક યાદવો ઊભા થયા કે આ કૃષ્ણને કારણે આ બધું થાય છે એ જ્યારથી અહીં આવ્યો છે ત્યારથી આવું બધું થાય છે સમજીને કૃષ્ણ અહીંથી જતું રહેવું છે આવો કડવો ઘૂંટડો જેણે પી જવો પડે અને સભામાં ઊભા થઈને કૃષ્ણને નિવેદન કરવું પડે ભાઈઓ મારે લીધે થાય છે હું સમજુ છું હું જવા માટે તૈયાર છું પરંતુ હું જતો રહીશ તો તમને સુખથી જરાસન રહેવા નહીં દે માટે આપણે બધા સ્થળાંતર કરીએ બધાએ સાથ આપ્યો અને બધા સ્થળાંતર કરીને દ્વારિકા આવ્યા હજી ત્યાં ઠરીઠામ થાય ન થાય ત્યાં કાળ પાછળ પડ્યો મોજડી પગમાં ભાગવું પડ્યું ઉઘાડે ફગે છે જૂના દ્વારકાથી જુનાગઢના ગિરનાર સુધી દોડવું પડે ઉઘાડે પગે અને ત્યાં કાલ એવનું મોત થાય ત્યારે પાછું ફરાય એ પાછા દ્વારિકા આવ્યા ત્યાં સ્વયં તક મણી જે પ્રસન્નચિત હતો યાદવ પહેરતો બહુ પ્રભાવશાળી મહામૂલ્ય એવો કિંમતી મણી સૂર્યનો એ પ્રસેનજીત મણી સાથે ગુમ થઈ ગયો એનું આળ આના માથે આવ્યું કે આ મણી કૃષ્ણે પડાવી લીધો છે એનો આળ આવ્યો આક્ષેપ આવ્યો સગા મોટા ભાઈએ કીધું કે આ કામા તારા છે કાળિયા અને કૃષ્ણે વનમાં ભટકવું પડ્યું પ્રસેનજીત ક્યાં મર્યો છે એ પ્રાણીઓ દ્વારા એ ગોતી કાઢવું પડ્યું કેટલી સ્ટ્રગલ થઈ ત્યારે એ મણી લઈને યાદવોને પાછો સોંપ્યો લ્યો એને સાબિત કરી દેવું પડ્યું કે મેં મણી નથી ચોર્યો એટલું હજી જ્યાં પતે ત્યાં ફઈના દીકરા પાંડવો એના ઉપર ઘાત આવે એના માટે દોડીને ત્યાં સમસ્યા એનું નિરાકરણ કરવું પડે ઇન્દ્રપ્રસ્થને તૈયાર કરી દેવું પડે ત્યાં જુગટું રમાય એ વનમાં જતા રહીએ એમાંથી વિષ્ટિ કરવા પોતાને સામાન્ય દૂત બનીને આવવું પડે એનું કોઈ માને નહીં મહાભારતનું યુદ્ધ થાય અને એમાં કેટલી વાર ખોટું બોલી બોલીને કૌરવોને મારવા પડે પાંચ પાંડવોને માણ ફઈના દીકરા સગા હતા એટલે બચાવ્યા એ બચાવીને જ્યાં ગાંધારીને મળવાનું થાય તો ગાંધારીએ શાપ આપ્યો કે અમારા કૌરવ કુળનો નાશ કર્યો છે જા કૃષ્ણ તારા વૃષ્ટિ કુળનો નાશ થાય આવો શાપ આપ્યો કૃષ્ણ ત્યાંથી ભાગ્યા એ આવ્યા પાછા દ્વારિકા પણ વધારે રોકાણ ઇન્દ્રપ્રસ્થ એટલે દિલ્હી ત્યાં રહેવાને લીધે એના જ છોકરા વંઠી ગયા એ સોળ હજાર એકસો આઠ રાણી એના દસ દસ દીકરા એ પ્રજા દારૂડી દારૂ પીએ ધમાલ કરે સાધુ સંતોના અપમાન કરે અને એકવાર એને મદિરા પાન કરીને અરસપરસ એવા બાજાન કપાયા એ સેંકડો પુત્રો ઘાસ ફૂળાની જેમ કપાઈ ગયા કૃષ્ણ ઉદાસ થઈ ગયા પીપળાના વૃક્ષને ટેકે દઈને બેસી ગયા એમાં એક સાંજનો સમય પારથી જોયું કે કાળિયાર મૃગ બેઠો છે હા કાળિયાર મૃગ બેઠો છે અને એમણે એનું નિશાન લીધું સનાના કરતું તીર છોડ્યું કૃષ્ણના માથામાં તીર વાગ્યું કૃષ્ણનો દેહોત્સર્ગ થઈ ગયો અગ્નિ સંસ્કાર થાય દરિયામાં ભરતી ચડે અને અર્ધું સળગતું શબ્દ દરિયામાં વહી જાય આખી દ્વારિકા ડૂબી જાય આવું યાતના ભર્યું કૃષ્ણનું જીવન છે કોણ કેશ્યા ભગવાન છે દેખાય પરંતુ વ્યાસજી જ્યારે કલમ ઉપાડે અને એક એક નિરાકરણ કરે ત્યારે થાય કે ના આ માનવ નથી આ કોણ છે આ ભગવાન છે આ માનવ નથી વ્યાસજીનો જેને સત્સંગ થયો એ કુંતી કહે ભગવાન છે પાંડવો કહે આ ભગવાન છે વિદુર કહે આ ભગવાન છે ભીષ્મદાદા કહે આ ભગવાન છે ગર્ગાચાર્યનો જેને જેને સત્સંગ થયો એ વ્રજવાસીઓ કહે કે આ ભગવાન છે આપણી દ્રષ્ટિથી ન ઓળખાય સંતની દ્રષ્ટિ મળે ત્યારે ભગવાનનું સ્વરૂપ ઓળખાય એટલા માટે શ્રીજી મહારાજે આમાં બહુ સારરૂપ વચનો લખી નાખ્યા સાંભળજો કે જ્યારે ભગવાન આ પૃથ્વી ઉપર એ પરાત્પર નારાયણ મનુષ્ય રૂપે જ્યારે પૃથ્વી ઉપર પધારે છે ત્યારે જે જીવ ભગવાનના સંતનો સમાગમ કરે છે ત્યારે ભગવાનનો યથાર્થ મહિમા જ્યારે જાણે છે ત્યારે એના ઇન્દ્રિયો અંતઃકરણ પુરુષોત્તમ રૂપ થઈ જાય છે એ પુરુષોત્તમ રૂપ થયેલી ઇન્દ્રિયો અંતઃકરણથી એને ભગવાનનું દર્શન થાય છે ઓળખાણ થાય છે નિશ્ચય થાય છે પણ નિશ્ચય કોનાથી થાય જેને હોય એને એના થકી થાય વરતાલના બારમા વચનાવતમાં શ્રીજી મહારાજે કહ્યું કે ભાઈ નપુંસક હોય તો એનાથી કોઈ સ્ત્રીને પુત્ર ન થાય એમ જેને જ નિશ્ચય જ નથી એ બીજાને શું ભગવાનનું સ્વરૂપ ઓળખાવે એના થકી નિશ્ચય ન થાય જેને છે એના થકી નિશ્ચય થાય અને બીજી વાત કરી કે કેવો સત્સંગ કરવો ઇન્દ્રિયો અંતઃકરણ પુરુષોત્તમ રૂપ થઈ જાય એવો હવે બંને જ વસ્તુ મહત્વની છે એક તો એવા ખોળવા પડે અને એવો સત્સંગ કરવો પડે કે પુરુષોત્તમ રૂપ ઇન્દ્રિયો અંતઃકરણ આપણા થઈ જાય ત્યારે એ ભગવાન એનું સ્વરૂપ ઓળખાય આ જૂના જમાનામાં બળદગાડા હોય એને ઓલા પાટા લોખંડના ચડાવતા એ બે છેડા હોય એને એક સરખા ગરમ કરે એકાદું ઓછું ગરમ હોય ને તો માથે એ વખતે ગણ પડે તો ચોંટી જાય પણ પછી જ્યાં ધક્કો લાગે ને ત્યાં ઉખડી જાય બે છેડા ગરમ ગરમ એક સરખા ગરમ અને જે અડે ને પછી ભાર ઘા પડે મરી જાવ તો નોખું ન પડે એક રસ એકાકાર થઈ જાય એમ સામે તો પુરુષોત્તમ છે જ આપણા ઇન્દ્રિયો અંતકરણ જયારે યથાતથ પુરુષોત્તમ રૂપે થાય ને બે છેડા ભેળા થાય પછી એ પુરુષોત્તમથી જીવ ક્યારે નોખો પડે નહીં પણ જો એવો ધગ્યો ન હોય અને નિશ્ચય હોય આપણે જોઈ લેવાનું તો શું છે થોડા રોઠા ભાંગે થોડા સ્વભાવ જાય થોડુંક આ બધા વ્યસનો ના તે બધું છૂટે એ બધું થાય દુર્ગુણો છૂટે પણ દ્રઢ ન રહી શકે જ્યાં થોડોક ધક્કો લાગે એટલે બધું ઉખડી જાય આંબા શેઠ ગઢાળીના રોજ બે વાગે ઉઠીને ચાલીને ગરડામાં આવે ને શ્રીજી મહારાજ સુતા હોય ત્યારે દાંતણ આપે ત્યારે શ્રીજી મહારાજ જાગે દાંતણ કરે આવા પ્રેમી ભક્ત પણ એકવાર જ્યારે ગરડામાં આવ્યા બપોરનો સમય અને શ્રીજી મહારાજ દાદા ખચેની જે ઓસરી છે એમાંથી પગથિયા ઉતરે ભગવાન સ્વામિનારાયણ સહજાનંદ સ્વામી હમ અને એમાં અદીબા પંચાળાના જીણાભાઈના વિધવા બેન એ ઉભેલા એનો શ્રીજી મહારાજ આમ હાથ જાલી એની સામે મુસ્કાન કરી આંબા છે ત્યાંથી પાછા વળી ગયા આ ભગવાન ન કહેવાય આવી રીતે પારકા બૈરાના હાથ આમામ આમ કરે ભગવાન ન કહેવાય વયા ગયા મહારાજ સવારે ઉઠીને બીજે દિવસે કે આંબો આવ્યો તો ના હુકી ગયો હવે નથી સારું બ્રહ્મચારી લાવો બીજું દાંતણ દિવસો ગયા ચણભડાટ અમદાવાદ કે ભાઈ આંબાછેટ કેમ નથી આવતા કેમ નથી આવતા માંદા પડી ગયા છે આમ છે તેમ છે બધું ઘણું બધું છે મુક્તાનંદ સ્વામીને દયા આવી જોજો ભાઈ સમય તો આપણે ઘણો થયો છે પણ આજ તો મારે તમને પાઈ જ દેવું છે તો મુક્તાનંદ સ્વામી આવ્યા ઘટાડી આંબા શેઠે મુક્તાનંદ સ્વામીને જોયા મા જેવું સ્વરૂપ આવકાર આપ્યો પધારો પધારો સ્વામી બેસાડ્યા મુક્તાનંદ સ્વામી ઘડીક કંઈ બોલી શકે નહીં શેઠને કીધું શેઠ કેમ હમણાં દેખાતા નથી તો કે સ્વામી હવે વ્યવહાર એવી વસ્તુ છે રોકી રાખે તમે ઘણા ન કહે કેમ સત્સંગમાં દેખાતા નથી તો કે માર્ચ એન્ડિંગ છે આવું બધું છે બે પ્રકારના ચોપડા તૈયાર કરવામાં નવરાઈ મળે તૈયાર બધું ઘણું છે વ્યવહાર રોકી રાખે આવું તો ઘણું હોય સ્વામી મુક્તાનંદ સ્વામી કે ભગત શેઠ તમારું પ્રેમનું અંગ છે પ્રેમ અંગવાળાને કોઈ દિવસ વ્યવહાર રોકી શકે નહીં અત્યાર સુધી તમને કોઈ વ્યવહાર રોક્યો નથી જેવો સાચું બોલો તમે આવતા કેમ નથી કે સ્વામી હવે મને શ્રદ્ધા નથી એટલે હું માનતો નથી કે આ સહજાનંદ સ્વામી ભગવાન છે મન લાગે છે હું ભેખડે ભરાઈ ગયો છું અને ભેખડે ભરાઈ જાય ને પછી કલ્યાણ ન થાય સ્વામી એટલે હવે મારે આવવું નથી આ મારું નક્કી છે સ્વામી કે એવું શું થયું તમને સ્વામી એ કઈ ચર્ચા કરવી નથી આપણે વાત જવા દઈએ નકામું તમને દુઃખ થશે મુક્તાનંદ સ્વામી કે શેઠ મને દુઃખ નહીં થાય મને તો દુઃખ તમારું થાય છે ને મનાવ્યા શેઠે કહ્યું કે સ્વામી આ રીતે મેં જોયું એટલે મને હવે શ્રદ્ધા નથી મુક્તાનંદ સ્વામી કે શેઠ સાંભળો આવું થાય પરીક્ષિત ને પણ થયું હતું શ્રી કૃષ્ણના ચરિત્રો સાંભળ્યા ને થાય એને તો ખાલી સાંભળ્યા હતા તમે જોયું છે એટલે થાય પણ સાંભળો એ પંચાળામાં શ્રીજી મહારાજ જયારે હતા ત્યારે એમણે ઢોલ વાગતા લગ્નના રાતે સાંભળ્યા અને પછી એમણે વેન લીધું જોજો ચરિત્ર કર્યું છે આ તમને કહી દઉં એનું જે બેકગ્રાઉન્ડ છે અને એમણે વેન લીધું કે મારે લગ્ન કરવા છે હવે તો બાળ બ્રહ્મચારી હતા કેટલાય સાધુ હાર્યા હતા અને એ એમ કે હવે મારે પરણવાનું રહી ગયું અને સુરાકાચન બધા દરબારો તો એમને કીધું કે ભાઈ મને આમને રાખી દીધું તમે બધા ઘરે બારે થઈ ગયા હવે મારું કંઈક ગોઠવો એટલે એટલે સુરાખાત બધા કે મહારાજ કાલે પછી ઉઠીને પછી ગોતશું તો કે ના મારા અત્યારે અત્યારે ફેરા ફરીને બધું પૂરું કરી દેવું છે એટલે કે મહારાજા આ રાતે ક્યાં તો ગમે ત્યાં જાઓ ગોતો સુરાખાચની બધા ગયા પછી એક નક્કી થયું કે ઝીણાભાઈ એમને ત્યાં ગયા એમને ત્યાં વિધવા અદીબાઈ એમના બેન હતા ઝીણાભાઈ કરી કામ કે શું હા તો અદીબાનો પૂછો મને કઈ વાંધો નથી કાઠી દરબારોમાં યજમાન બીજું લગ્ન થતું નહીં બીજા કોમમાં ન થતું એમાં ક્યાંથી થાય આજે તો કેટલાયનો કઈ મેળ જ નથી થવી જોઈએ આપણે કંઈ ના નથી પાડતા પણ એમાં બધી મર્યાદા હોય તો સારું તો અદીબાને પૂછો અદીબાને કહ્યું કે મહારાજ પરણવા તૈયાર થયા છે અને તમે જો અરે આવા મારા ક્યાંથી ભાગ્ય વિધવા હો મહારાજ કીધું મહારાજ અદીબા તૈયાર છે તો કે એક આમ તો મેં આછા પાતળાને જોયા છે પણ તમે જરા દુલ્હનના સાંગમાં આવે તો જરા હું જોઉં કે કેમ છે અદીબાને કહ્યું કે તમે સોળે શણગાર સજો અને મેં સોળે શણગાર સજા વ્રજાંગનાની ગોપી તૈયાર થતી હોય મેવા ભાવ કે આજ મારો ધન્ય જીવન આ અત્યારે આપણને લાગે નાટક જેવો ત્યારે સામે બેઠા તેને અસર લાગતું હતું એ કે હવે આ ગ્રહસ્થી થવાના સુરા ખાચાની બધા કે કાંઈ વાંધો નહીં આપણે એના છોકરા રમાડશું તમે એ લોકોના નિશ્ચય જુઓ કે આ તો સારું થયું આપણે રમાડવાનું હુલુલુલુ હલ હલ નાખવાના મહારાજ હાલે ને છોકરા તેડતા જાય બોલો શું આ તો સારું આ તો બીજી લીલા થઈ શરૂ આપણે એને સામાન્ય કહીએ છીએ પણ એ સામાન્ય નથી ડગતા નથી અદીબાને લઈ આવ્યા મહારાજ બેઠા હતા ને આમ નજર કઈ કરીને બધું ખાધું તે ઉલટી કરી નાખી લઈ જાઓ લઈ જાઓ લઈ જાઓ ગંધાય છે બહુ ગંધાય છે મને નારીની ગંધ નથી ગમતી શેઠ સાંભળો બાર દિવસ સુધી પાણી આપીએ ને તો ઊંઘીને કે આમાં બૈરા આઈડિયા રોટલો આપીને તો કે બૈરા આઈડિયા અરે મહારાજ અમે ઘડ્યો છે તો કે કોઈક બૈરા દળ્યું છે ગમે ત્યાં લણ્યું છે આમ કઈ કઈ બૈરાની ગંધ કાઢે ને ખાય નહીં બાર બાર દિવસ ગયા પછી સુરા ખાતરે હાથ જોડીને કીધું કે મહારાજ આવું નાટક કેટલા દી કરવું છે અમને કશું નહીં થવાનું હવે તમે મેરાતે જમો મહારાજ કે દરબાર જમવું છે પણ બૈરાની ગંધ આવે છે મુક્તાનંદ સ્વામી કે શેઠ બૈરાની ગંધ જે ખમી નથી હકતા ને એ મારીને તમારી કૃપાને લીધે એના થાળ જમે છે બાર બાર દિવસ થઈ ગયા પછી એમણે કીધું કે પંચાળાને સીમ મૂકીને બાવો રહે છે ને એના બે ઘરનાને બધે ઝઘડો થયો ને પછી એવો રીહમાં આવી ગયો એટલે હાથે સાધુ થઈ ગયો છે પણ નારી જાતિથી દૂર છે બાજરી ન ખાય બાજરો ખાય ઘંટલીનું દળેલું ન ખાય ઘંટલાનું દળેલું ખાય કુવા વાવનું પાણી કુઈનું ન પીએ કુવાનું પીવે આવો એવો ખાટું સાધુ પછી એ તો હઠ જોગી સમજો ને હા એની પાસે મળશે ત્યાં ગયા એનો રોટલો ખવડાવ્યો મહારાજને રહ્યું શાંતિ થઈ મુક્તાનંદ સ્વામી કે શેઠ એક પેલા બાવાના કલ્યાણ કરવા માટે અને નિશ્ચયના પાઠ ભણાવવા માટે આ સહજાનંદ સ્વામી આવું ચરિત્ર કર્યું હતું એ વખતે અદીબાને જ્યારે પાછા કાઢ્યા ત્યારે અદીબાને એમ થયું કે મહારાજ કમસે કમ ન પરિણ્યા તો કોઈ વાંધો નહીં એ તો સ્વતંત્ર છે પણ એ કમસે કમ મારો હાથ પકડીને જો આટલો એમ સ્વીકાર કર્યો હોત તો મારું જીવન ધન્ય થઈ જાત એ સંકલ્પ રહી ગયો હોહવાયા કરતા ત્યારે વાર ત્યાં ઉભા તાક હમણાં જો નીકળે મારો હાથ ચાલે મારું જીવન રૂક્ષ્મિણીની જેમ ધન્ય થઈ જાય શેઠ એટલા માટે સહજાનંદ સામે ઉઠ્યા એમનો હાથ ચાલ્યો એની સામે મુસ્કાન કરી એ જીવ ધન્ય થઈ ગયો અને તમે દુર્ભાગી થઈ ગયા આંબા શેઠ આમ જુઓ મુક્તાનો સામે બીજી વાત કરી શેઠ બહુ ટૂંકી ટચ વાત કરું છું તમે જેને એમ કહો છો કે એમાં વિકાર છે બીજું પ્રમાણ તો શેઠ હું તમને શું આપું તમારી નજર સામે છે જે માણકી ઘોડી ઉપર એ પુરુષોત્તમ સહજાનંદ બેસે છે એ માણકી નિર્વિકાર છે બાળ બ્રહ્મચારીણી છે ઋતુકાળમાં ક્યારેય આવી નથી કોઈ બચ્ચાને જન્મ નથી દીધો જેના ઉપર એ સહજાનંદ સ્વામી બેઠા એ પશુ જેવું પશુ બ્રહ્મચારી છે નિર્વિકાર છે એમાં વિકાર ક્યાંથી હોય હો સાંભળો શેઠ મારા તમારા જેવા નથી પાદરાના કિલ્લામાં કાનોબાએ કેદ કર્યા અઢળક નાણું છે યજ્ઞ કરો છો આપો અમારે અંગ્રેજ સામે લડવું છે સહજાનંદ સામે ના પાડી પૈસો નથી કહેતા તો ચોરાસી કરી દઈએ આવે ને જમાડી દઈએ ના રોકડ નાણું આપો અમારી પાસે નથી તો આ કિલ્લામાં કેદ કરું છું અમારી છૂટાશે નહીં ત્યાં સુધી નહીં આપો ત્યાં સુધી તમારા લખપતિઓ અનુયાયીઓ છે એમને કહો મોં માગ્યું દાણું આપે પછી છોડું મહારાજ કે તમારી મરજી શેઠ પાદરાનો કિલ્લો આજે પણ છે જોઈ આવો એ કિલ્લામાં સાત થરી સંતરી પેરામાં શ્રીજી મહારાજને બધા સુરા ખાતે પાર્ષદો સાથે કેદ કર્યા આંબા શેઠ કે હા હા શેઠ પછી શું થયું પછી શું થાય સાત થરી ચોકી મૂકીને જેવા એ કાનોબા પોતાના ઘેર આવ્યા એ જ વખતે મારતે ઘોડે ઘોડેશ્વર આવ્યો રણુ ગામથી કે સાહેબ સાહેબ તમે કહ્યું તો એટલે કેવા આવ્યો છું સહજાનંદ સ્વામી બે દિવસથી રણુ ગામમાં છે અને ત્યાં લોકોને પોતાના શિષ્યો બનાવે છે તમે કહ્યું તે આવે ત્યારે કેજો મારે એને કેદ કરવો છે આવી ગયા છે ઓલો કે ગોલકુના વયો જાય એને પૂરીને આવ્યો છું અરે પણ કે હું જોઈને આવ્યો છું તો કે હું પૂરીને આવ્યો છું ના હોય હાલો સંતરી પહેરાવતા એને પૂછ્યું કે એલા સહજાન સમયથી બહાર નીકળ ના બાપા તમારો હુકમ લીધા વગર અમે કંઈ ખોલવાના છે તો કે ખોલો ખોલ્યું બધા અશ્વારો ઘોડાઓ સહિત કાઠીઓ દરબારો સહિત અદ્રશ્ય ઘોડાની હુંડલો હુંડલો લાદ પડી હતી બાકી કઈ હતું નહીં મારા તમારા જેવા નથી શેઠ અને સાંભળી લો હું નહોતો માનતો જયારે ગાદી સોંપીને રામાનંદ સ્વામી મારા ગુરુ વયા ગયા અને પછી સહજાનંદ સ્વામીએ હું ભૂજ સત્સંગ કરાવ્યા ગયો એમણે જયારે સમાધિનું પ્રકરણ ઉપાડ્યું રામ ઉપાસી રામને દેખે કૃષ્ણ ઉપાસી કૃષ્ણને દેખે હનુમાનના હનુમાન જેવો ભાવ તેવો ભગવાન એ સમાધિની વાત મારી પાસે આવી હું મારતો દોડતો ત્યાં આવ્યો કે આ તૂત છે કોઈ અવતારમાં આવી સહજ સમાધિ નથી યોગી અવળા થઈ જાય તો સમાધિ ન થાય એને તમે ક્ષણમાં ક્યાં પહોંચાડો આ કંઈક જુદું છે મૂકી દો ફેલી ન થવાય હું વઢ્યો મેં ન માન્યું ત્યારે કાંઈ ન બોલ્યા પણ પછી એ કાલવાણીના ખાખરાના વનમાં હું સ્નાન કરવા ગયો એ જ વખતે આકાશમાંથી બે વર્ષ પહેલા અક્ષરવાસી થયેલા રામાનંદ સ્વામી તે જ વલયમાં ઉતર્યા હું દોડીને ભેટી પીડ્યો બાળક રડેમ રડ્યો મને તાપલી મારીને કીધું મુકુંદ તું શું કરે છે ગાંડો થઈ ગયો મેં કેટલી વાર તને કીધું હું તો ડુગ ડુગડુગીનો વગાડનારો છું ખરો ખેલ નટવો ભજવનારો તે આવવાનો છે એનું ભજન હું કરું છું તને એમાં સંશય થાય છે એનો આશ્રય કરી લે એ પરાત પર પુરુષોત્તમ નારાયણ છે સ્વામી અદ્રશ્ય થયા હું દોડતો આવ્યો પગ પકડ્યા શેઠ જે સમાધિને હું ખોટી કહેતો હતો એને એક દ્રષ્ટિ માત્રથી મારામાં એવો પ્રતાપ મૂક્યો કે હું સંકલ્પ કરું બીજાને સમાધિ થાય હવે હું કેમ ન માનું સાંભળી લો શેઠ એની સાથે બહુ ફર્યા જ્યાં બેઠા હોય આકાશમાંથી શિવ બ્રહ્માદિક દેવતાઓ ઈશ્વરો અક્ષર મુક્તો આવી આવીને સ્તુતિ કરે પ્રાર્થના કરે એ નજરે જોયું છે શેઠ આ મુક્તાનો નમથો ભરમાયો નથી તમે માનશો કે આ ગામડીઓ છે મુક્તાના ના નામે બ્રહ્મસૂત્ર ઉપર તો ભાષ્ય લખ્યું છે હું સંસ્કૃતનો વિદ્વાન છું વેદ ઉપનિષદનો જ્ઞાતા છું રામાયણનો બાળપણથી તો ગાતા ઉદગાતા છું શાસ્ત્રની દ્રષ્ટિ અને ગુરુ વચનથી અને સ્વાનુભવથી મેં ઓળખ્યા છે કે પરાત્પર પુરુષોત્તમ નારાયણ છે શેઠ એક વાત કહી દઉં તમને ગરડાથી સહજાને સામે કાગળ લખ્યો તો તમે આવો સત્સંગી થાવ ના કેમ આવ્યા તમે તમારા ઘરની ઓસરીમાં બેઠા બેઠા ભાગવત વાંચ્યા પછી સાંભળ્યા પછી અશ્રુ ધારે રડતા હતા અરે આવો માનવનો દેહ જાય છે ને મને ભગવાનનું પ્રગટ દર્શન થતું નથી જ્યાં સુધી દર્શન ન થાય ત્યાં સુધી મારું જીવન સફળ કેમ થાય એ જ વખતે રાત્રિના અંધકારમાં આકાશવાણી થઈ ગઈ શા માટે રડે છે શેઠ ગઢડા પહોંચી જાય ત્યાં પરાત પર પુરુષોત્તમ નારાયણ હજુર બેઠો છો તમે રાત્રે ભાગ્યા અને એમને સવારે મળ્યા અને તમે આશ્રય ગયા એ તમે ભૂલી ગયા એ જ ક્ષણે આંબા શેઠ ઉભા થઈ હાલો સ્વામી ગઢડા આવ્યા બંને જણા શ્રીજી મહારાજ આજ બેઠા છે મનુષ્ય અવતરે જતા પણ હવે જયારે આંબા શેઠે એના ચરણમાં માથું મૂક્યું અને જ્યાં ઊંચું કર્યું સંતની બ્રહ્મ વિદ્યા બધા જ માયાના પડળો હટી ગયા અને એ સહજાનંદ સ્વામીનું જે દિવ્ય તેજોમય રૂપ જોયું અશ્રુતિ ધોઈ નાખ્યા મહારાજે કીધું શેઠ રાખો તો કે ના જો તમે મને ક્ષમા આપી હોય તો પાંચસો પરમહંસો સાથે મારે ઘેર પધારો અને મહારાજ ગયા એના પરંપરામાં વંશજોમાં પણ આજે સત્સંગ છે એ આંબાશેઠના વંશજો આજે ચંદ્રકાંતભાઈ પછી આપણે બળવંતભાઈ શરદભાઈ એ બધા મુંબઈમાં અત્યારે છે ગુરુકુળ આપણી સાથે તો ખૂબ સંનિષ્ઠ રીતે સેવામાં જોડાયેલા છે સત્સંગની ખૂબ સેવા કરી છે આજે પણ તમે એમને પૂછીને આ ઇતિહાસ જાણી શકો છો આવી રીતે સદગુરુની એક દ્રષ્ટિ મળે છે ત્યારે માનવ રૂપમાં રહેલો પ્રભુ ઓળખાય છે સત્સંગ વગર એ સ્વરૂપ ઓળખાતો નથી હવે ભાઈ સાંભળજો મારો સમય પૂરો થઈ ગયો વાંકી રાખું આમ તો હાંકી રાખ્યું થોડું કહેશે હાંકી રાખ્યું કહેવાય અરે આમાંથી બે હજી ઓળખી જાય અને એક એક ટીકા કરતા જો બંધ થઈ જાય ને તો અમારો બોલેલું અને જન્મ સફળ થઈ જાય ભાઈ અમે તેના ભાટ ચારણ છીએ સહજાનંદ સ્વામીના એના ગુણ ગાવાના છે સત્સંગ વગર એ સ્વરૂપ ઓળખાય નહીં ઘણા લોકો જેને સ્વામિનારાયણ સંપ્રદાયનો કોઈ અનુભવ નથી સ્વામિનારાયણ સંપ્રદાયનું વિશેષ જ્ઞાન નથી સાંભળજો એ લોકો શિક્ષાપત્રીને આગળ કરીને સતત કહ્યા કરે છે કે ભાઈ શિક્ષાપત્રીમાં ભગવાન સ્વામિનારાયણ તો શ્રી કૃષ્ણનું સેવા પૂજા ભક્તિ ઉપાસના નવધા અષ્ટાક્ષર મંત્રનો જપ કરવો આ બધું જ લખ્યું છે અને તમે લોકો તો શ્રી કૃષ્ણને છોડીને સહજાનંદ સ્વામીનું સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરો છો આ ખોટું કરો છો શિક્ષાપત્રીમાં આમ લખ્યું છે આ સત્સંગીઓને ઘણા પણ પ્રશ્ન થાય છે કે આપણને શ્રીજી મહારાજમાં નિશ્ચયમાં કોઈ ડગબાગાત નથી પણ શિક્ષાપત્રીમાં આમ કેમ લખ્યું હા પેલા લોકોને તો થાય જ કારણ કે એમણે શિક્ષાપત્રી જ જોઈ છે એટલે પછી વારંવાર આ જ પ્રશ્ન બધાને પૂછે આમાં મોટા મોટા ભાગવત અને રામાયણના કથાકારો કોઈ બકાત નથી ભાઈ બસ એક જ વસ્તુ કહે રાખે કે આ શિક્ષાપત્રી આમાં કોની ઉપાસના કરી તમે જુઓ સહજાનંદ સ્વામી ખુદ વામે યશ રાધા શ્રી એસ્યાસી વક્ષથી વૃંદાવન વિહારમ તમ શ્રીકૃષ્ણ મૃદુ ચિંતી એ તો શ્રીકૃષ્ણના ભક્ત છે અને તમે સ્વામિનારાયણની મૂર્તિઓ પધરાવો છો ને એની દીક્ષા આપો છો ને એના મંત્ર જપો છો ને એના મંદિરો કરો છો તો આ શું છે આ ખોટું છે સમાજે જાગવું જોઈએ આવું તૂત ફેંકી દેવું જોઈએ હ બધું ફેંકી દઈશું જુઓ ભાઈ ભગવાન સ્વામિનારાયણનું પ્રાગટ્ય છે ને સમદ અઢારસો સાડત્રીસ ઈસવીસન સત્તરસો ને એક્યાસી શિક્ષાપત્રી બહુ છેલ્લે લખાઈ સમર અઢારસો બ્યાસી ઈસવીસન અઢારસો ને છવ્વીસ ભગવાન સ્વામિનારાયણે દેહ છોડ્યો એ પેલા ચાર વર્ષે શિક્ષાપત્રી લખાય છે પણ ભગવાન સ્વામિનારાયણની પૂજા અર્ચના ઉપાસના ને ધ્યાન તો એ જ્યારથી પ્રગટ થયા ત્યારથી થાય છે એક ભ્રમ કાઢી નાખો સમાજે કે એ પાછળથી શરૂ થયું છે અનુયાયો શરૂ કર્યું છે છેલ્લા વર્ષોમાં શરૂ થયું છે એ નથી એ સત્સંગ ઇતિહાસ વાંચવો જોઈએ તો એના ગ્રંથો વાંચવા જોઈએ સત્સંગ વગર ન સમજાય પ્રગટ્યા ત્યારથી એની ઉપાસના છે અને એ ઉપાસના કરવા વાળા કઈ એવા મારા તમારા જેવા હતા હે આનંદ સ્વામી જેની સાથે શામળા ઈડરનો પ્રભુ એ ઈડર સુધી રમવા જાય અને ખુશાલ ભટ્ટ પૂર્વજના પૂર્વ શ્રમનું નામ ગોપાલાનંદ સ્વામીનું એની સાથે રમે જેને જન્મથી શ્રી કૃષ્ણનો સાક્ષાત્કાર છે મુક્તાનંદ સ્વામી ઓથેન્ટિકલી એમ કહે મને શ્રી કૃષ્ણનો ગુરુ પ્રતાપે સાક્ષાત્કાર છે એ એનું ભજન કરે છે એ સહજાનંદ ત્રણ છોગલાવાળા જે છે ને એના રૂપનું ધ્યાન કરે છે એ ગોપાળાનંદ સ્વામીની ઉપાસના કરે છે એ મુક્તાનંદ સ્વામી એની કરે છે એ હમણાં આપણે આગળ જોયું બ્રહ્માનંદ સ્વામી એની ઉપાસના કરે છે એવા કેટલાય શિવ ભક્તો રામ ભક્તો કૃષ્ણ ભક્તો પોતપોતાના ઈષ્ટ દેવોએ કહ્યું જાઓ જાઓ પ્રગટ પુરુષોત્તમ છે ત્યાં બિરાજે છે જાઓ એને મળો એનું ભજન કરો આવા સાક્ષાત્કારી મહાપુરુષો પોતપોતાના ઈષ્ટદેવના કહેવાથી અને પોતે એવો સાક્ષાત અનુભવ કરી એના આશ્રિત હતા અને એ જે હતા એમાં કેવા કેવા વિભૂતિઓ એ મુક્તાનંદ સ્વામી એ બ્રહ્માનંદ સ્વામી એ પ્રેમાનંદ સ્વામી એ દેવાનંદ સ્વામી એ દયાનંદ સ્વામી મંજુકેશાનંદ સ્વામી અવિનાશાનંદ સ્વામી આ બધા પ્રખર કવિઓ અને એમણે જે પ્રારંભથી પોતાના જીવનમાં જે સહજાનંદ સ્વામીને રૂપની ઉપાસના ભક્તિ નવધા કરી છે એનું વર્ણના પુરાવા તમારી સાથે સેંકડો પદમાં આજે પણ ઉપલબ્ધ છે એવા પ્રકાંડ વિદ્વાનો નિત્યાનંદ સ્વામી જેવા ગોપાળાનંદ સ્વામી જેવા મુક્તાનંદ સ્વામી જેવા યોગાનંદ સ્વામી જેવા શુકાનંદ સ્વામી જેવા વાસુદેવાનંદ સ્વામી જેવા જેમણે સંસ્કૃતમાં અનેક ગ્રંથો લખ્યા છે પ્રસ્થાન ત્રય ઉપર ગોપાળાનંદ સામે ભાષ્યો લખ્યા છે આ મૂર્ખ નહોતા તમને તો સંસ્કૃતમાં એકડો નથી આવડતો ટીકા કરવા વાળાને પૂછજો આ પ્રકાંડ વિદ્વાનો છે બ્રહ્મ વિદ્યાના જ્ઞાતા છે અને એ એકાદશ ઉપનિષદ ઉપર જયારે બ્રહ્માનંદ સ્વામીનું ભાષ્ય વરદાચાર્યના હાથમાં આવ્યું એમણે કીધું મેં ભારત વર્ષમાં આવું કોઈ ભાષ્ય જોયું નથી એ તો વિદ્વાનો ઓળખે તમે બકાલીચાથી ઓળખતા હતા એવા એ ભૂલતા નથી એ એના એના ચરણની ઉપાસના કરે છે એની પાસે આંસુ દડાવે છે એ સિત્તેર વર્ષના વ્રત મુક્તાનંદ સ્વામી પગમાં ઘૂઘરા બાંધીને એની આગળ મદારી નચાવે એમ નાચે છે એ સ્વરૂપનું ધ્યાન કરે છે એને ઐતિહાસિક પુરાવા બધા ગ્રંથો આજે પણ એની જ કથા થાય છે એના સ્તોત્રો ગવાય છે એ જે સંતોએ લખ્યા છે અને જે સેંકડો લાખો હરિભક્તો હતા અને સંતોય પણ ક્યાં ક્યાંથી ક્યાં પંજાબ ક્યાં ઉત્તર પ્રદેશ ક્યાં બિહાર ક્યાં બંગાળ ક્યાં ઓરિસ્સા ક્યાં મહારાષ્ટ્ર ક્યાં મધ્યપ્રદેશ ક્યાં રાજસ્થાન ક્યાં કચ્છ આવા બધા ખેરખાથી વીણાય વીણાય સહજાનંદ સ્વામી પાસે સાધુઓ હતા અને એટલા હજારોની સંખ્યામાં હરિભક્તો હતા સાત સાત પેઢી ચાલે છે કોઈ પણ ગામડે ગામડે જઈ આવો ભાઈ તમારે ખરેખર જો પૂર્વગ્રહ મૂકીને સંશોધન કરવું હોય તો જઈ આવો અને સાત પેઢીમાં એનો દાદો કઈ રીતે ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત થયો એની વસ્તુઓ તમને બતાવશે એની પૂજાની મૂર્તિઓ બતાવશે એનો ઇતિહાસ કે છે નિષ્કુળાનંદ સ્વામી એકસો ના બાર પ્રકરણ ભક્તિ ચિંતામણી માંડીને એની બધાની આખી વંશાવલી લખી છે નામો લખ્યા છે ઠામો લખ્યા છે ગામ લખ્યા છે ગુણો લખ્યા છે આ હિસ્ટ્રી તમારી સામે છે આટલું નથી ભાઈ શાસ્ત્રાધાર પણ છે સ્કંદ પુરાણમાં વાસુદેવ મહાત્મા ઉઠાવો તેમાં સ્પષ્ટપણે ભગવાન નારાયણ બ્રહ્માજીને કહે છે કે તમે શા માટે સૃષ્ટિ કરતા ગભરાવો છો જો ભાઈ એક વાત તમને કહી દઉં વાસુદેવ મહાત્મા દરેક સત્સંગી એક વાર વાંચવું જોઈએ ઘણા ભ્રમ કાઢી નાખે એવું અદભુત એટલે શ્રીજી મહારાજ વચરાજમાં કહેતા હોય કે શ્રીમદ ભાગવત તો સારું છે પણ વાસુદેવ મહાત્મા જેવો કોઈ ગ્રંથ નથી ભાઈ તમે હાથમાં ચાલો ત્યારે ખબર પડે અદભુત ગ્રંથ છે એ સ્કંદ પુરાણનો વાસુદેવ મહાત્મા તમે ઉઠાવો એની અંદર સ્પષ્ટપણે ભગવાન સ્વામિનારાયણની આગાહી એ વખતે વ્યાસજીએ લખેલી છે કે ધર્મદેવા તદામૂર્તો નરનારાયણાત્મના પ્રવૃત્તે પિકલો બ્રહ્મન ભૂતવાહમ સામગો દ્વિજાહા હું સામવેદી બ્રાહ્મણને ત્યાં જન્મ ગ્રહણ કરીશ નરનારાયણના નિમિત્ત થઈને ધર્મદેવ અને માતા ભક્તિ થકી આ તો સેંકડો વર્ષ પહેલા વ્યાસજીએ લખ્યું છે કદાચ કોઈને શંકા હોય તો મને જે બન્યું એ તમને કહું મને કલકત્તાની લાઇબ્રેરીમાંથી એક જૂનામાં જૂની વાસુદેવ મહાત્માની પ્રત મળી એમાં મેં જોયું મળ્યું એમાં તો છે કદાચ સંપ્રદાયવાળા પ્રક્ષિપ્ત નાખી અને આવું છાપી મારતા પછી આ ઘણા આવા તો હોય ને એમ જ કે આવું છે એમ પણ તમને છૂટ છે તમારે કોઈ પણ ઇન્ડિયન લાઇબ્રેરીમાં તમે વાસુદેવ મહાત્મા ઉઠાવો અને એમાં તમને આ શ્લોક ન મળે તો મને કહેજો ઉલટાનું મને એ લાઇબ્રેરીમાં જે પુસ્તક મળ્યું એમાં તો એક ટુકડો ઉત્તર સારો મળ્યો પૂરું એડ્રેસ જનિષ્ય કૌશલે દેશે ભૂતવાહમ સ્વામગો દ્વિજાહ હું કૌશલ દેશ છપૈયામાં પ્રગટ થઈશ અને ભગવાન સ્વામિનારાયણ રૂપે પૃથ્વી ઉપર અવતારીશ બ્રહ્માંડ પુરાણમાં તો એમ લખ્યું છે સ્પષ્ટપણે દત્તાત્રેય કૃતયુગે ત્રેતાયામ રઘુનંદન દ્વાપરે વાસુદેવસ્યા કલો સ્વામી વૃષાત્મજ સતયુગમાં દત્તાત્રેય ભગવાન ત્રેતામાં રામ ભગવાન દ્વાપરમાં કૃષ્ણ ભગવાન અને કલયુગમાં કલો સ્વામી વૃષાત નાજા કલયુગમાં ભગવાન સ્વામી નારાયણ પ્રસિદ્ધ થશે પ્રગટ થશે એવું બ્રહ્માંડ પુરાણમાં લખ્યું છે વિશ્વક્ષણ સહિત આમાં કહ્યું છે કે સહજાનંદ નામત પ્રાપયિષ્યામી વૈકુંઠમ સહજાનંદ નામત હું સહજાનંદ સ્વામી રૂપે થઈને લોકોને ભગવત ધામની પ્રાપ્તિ સહજ સહજમાં કરાવીશ આવું મારું પ્રાગટ્ય થશે આટલો શાસ્ત્રાધાર છે ભાઈ એમને કંઈ આપણે કોઈ માનતા નથી હવે તો થોડો અભ્યાસ કરવાનો માણસે વિચાર કરવો જોઈએ કે થોડો અભ્યાસ કરવો જોઈએ તો પણ પાછો પ્રશ્ન વહીએ છે કે તો શિક્ષાપત્રીમાં શું કામ લખ્યું જો એની જ ઉપાસના થાય છે એની જ ભક્તિ થાય છે તો શિક્ષાપત્રીમાં એમ કેમ લખ્યું કે ભગવાન શ્રી કૃષ્ણ સાક્ષર મંત્રનો જપ કર્યો ગોલોકો મને ધામ કરી છે ને આ બધું છે આમ એમ કેમ લખ્યું હા એટલા લખ્યું શાસ્ત્ર રચના થાય છે અને જ્યારે શાસ્ત્ર રચના થાય ત્યારે મંગલાચરણ કરવું પડે અને મંગલાચરણ હંમેશા ઈષ્ટ સ્વરૂપનું કરવું પડે એટલા માટે ભગવાન સ્વામિનારાયણે ઈષ્ટ રૂપે કૃષ્ણને સ્વીકાર્યા છે ગુરુ રૂપે રામાનંદ સ્વામીને સ્વીકાર્યા છે અને શાસ્ત્રમાં જ્યારે મંગળાચરણ થાય છે ત્યારે શ્રી કૃષ્ણ ઈષ્ટ સ્વરૂપ હોવાથી એમનું મંગળાચરણ કર્યું છે આ શાસ્ત્રની મર્યાદા છે રામ અને કૃષ્ણ ભગવાને જો શાસ્ત્ર લખ્યું હોત તો એમણે પણ એ જ કર્યું હોત કારણ કે એમના પણ કૃષ્ણ સાંદીપની ગુરુ છે અને એમના ઈષ્ટદેવ વિષ્ણુ ભગવાન છે ચતુર્ભુજ એ આજે પણ ગુરુ વાયુરમય મૂર્તિ છે શ્રી રામ છે એ રામેશ્વર સ્થાપે છે શ્રીરંગ ભગવાનની ઉપાસના કરે છે અને વશિષ્ઠ ગુરુ છે તો એમણે જો શાસ્ત્ર લખ્યું હોત સ્વહસ્તે તો એમણે પણ આ જ કર્યું હોત આ મર્યાદા ઉલ્લંઘી ન શકાય અને જ્યારે એકવાર ઈષ્ટનું સ્મરણ આ રીતે કર્યું પછી તમે એની અંદર એમ ન લખી શકો કે મારું ધ્યાન કરજો ને મારું ભજન કરજો મારી મૂર્તિ સ્થાપના કરજો એ શાસ્ત્ર મર્યાદાનો સરિયામ ભંગ છે એ તો વિદ્વાનો જાણે એ તરત જ આ વાતને સમજી જાય કે ભાઈ એકવાર મંગળાચરણ તમે કોઈને લખ્યું પૂજ્ય એવી રીતે લખી નાખ્યું પછી એમ તમે તમારું યુગો લખો તો કેવા ભૂંડા લાગો પછી દાસત્વ જોવું જોઈએ આ શાસ્ત્ર મર્યાદા છે એટલા માટે એમણે પછી આ રીતે જ લખ્યું છે ભગવાન રામે આમ જ લખ્યું હોત કૃષ્ણે પણ આમ જ લખ્યું હોત હા તો અહીંયા કોઈને એક પ્રશ્ન થાય આ પ્રશ્ન મહત્વનો છે એટલે હું આ ચર્ચા લઉં છું ઘણા પૂછી પૂછીને થાકી ગયા એટલે કહું છું કે એવું સીધું સાદું પત્ર સ્વરૂપ આપ્યું હોત તો વાંધો શું હતો શાસ્ત્રનું સ્વરૂપ આપ્યું તો મંગળાચરણનો પ્રશ્ન આવ્યો ને પછી એનું અનુશીલન બંધન થયું ને એના કે સાદો એક શિક્ષાપત્ર લખ્યો હોત મારા બધા આશ્રિત એવા સાધુ સત્સંગો બ્રાહ્મણ બ્રહ્મચારીઓ બધા આટલું આટલું રાખજો મારું ભજન કરજો મારું સ્વામિનારાયણ નામ છે મારી મૂર્તિની પ્રતિષ્ઠા કરજો આટલા આટલા શાસ્ત્રો છે એને માનજો તો કઈ તકલીફ હતી કોઈ મર્યાદા જ કોઈ કાંઈ છે જ નહીં આ મંગળાચરણ શાસ્ત્રનું રૂપ આવો તો તકલીફ છે ને પત્રનું રૂપ આવો પત્રમાં તો શું વાંધો છે એવું કેમ ન કર્યું તકલીફ હતી બહુ મોટી તકલીફો હતી એ સાદા પત્ર રૂપે તો જો લખ્યું હોત તો સમબુદ્ધિ આવત કઈ નહીં સમબુદ્ધિ કે એવા તો કેટલાય પત્રો શ્રીજી મહારાજ લખા લખાવ્યા ગામડે ગામડે લખ્યા છે જ્યારથી લખ્યા ત્યારથી એ બધા પત્રોમાં એમણે સ્પષ્ટપણે લખ્યું જ છે મારા રૂપનું ધ્યાન કરજો કેવી રીતે ધ્યાન કરવું એની પણ શિક્ષા આપી છે સ્વામિનારાયણ મંત્રનો કેમ જપ કરવો ત્રણ પ્રકારના કેમ જપ કહેવાય એ બધું જ પત્રોમાં પ્રસાદી રૂપે આજે પણ હૈયાત છે એવા કેટલાય પત્રો છે તો એ પત્રોની અંદર થોડી તત્પૂરતી વ્યવહારલક્ષી પણ વાતો હોય વ્યવહાર બુદ્ધિ શું વ્યવહાર લક્ષી શું વાતો છે કોઈ જગ્યાએ મંદિર થાય છે કોઈ જગ્યાએ સંતોનું મંડળ ગયું છે એ પણ વાતો હોય કે આ સંતો આવ્યા છે તેમને તમે માનજો અમારા રૂપ માનજો એમનો ખૂબ આદર સત્કાર કરજો એમની સેવા કરજો અંદન વસ્ત્રથી સેવા કરજો આ જગ્યાએ મંદિર થાય છે તો તમે તન મન ધનથી સેવા કરજો આ મંદિરનું બહુ માઇટમય છે આ તો આવું ધામ છે આનો અત્યંત આનો ઘણો મહિમા છે આવા પત્રો પણ છે એટલે બે વસ્તુ બને જો શિક્ષાપત્ર એ રીતે લખ્યો હોત તો આ બધા પત્રોની સાથે સમબુદ્ધિ થઈ જાય જેમ આ પત્રો છે એમ આ પણ પત્ર છે એ તો વાંધો નહીં કદાચ આને વિશિષ્ટ રૂપ આપી દો ઊંચો આવી જાય પણ તો બીજું શું થાય કે વિશિષ્ટ રૂપ આપવા છતાં પણ પેલા જે પત્રો છે એમાં જે જે સ્થાનનો ક્યાંક ક્યાંક તત્કાલીન પૂરતો નિર્દેશ કરીને મહિમા કે સેવાની ભાવના જે વ્યક્ત કરી હોય તો પરંપરામાં પછી જેની જેની પાસે પત્રો છે તે તે સ્થાનવાળા તે તે મંડળવાળા એનો દુરુપયોગ કરે વિવેકી સમજી જશે તરત કે ભાઈ જો આમાં શ્રીજી મહારાજ આ જે પત્ર છે એમાં જ આ પત્ર છે જો આમાં શું કીધું છે આ સ્થાનનો કેવો મહિમા કીધો છે અહીંયા બધું આલવું બીજે ન દેવું ત્રીજે ન દેવું આમાં ચોખ્ખું લખ્યું છે પણ એ તત્પૂરતું ત્યારે જે જે હતું એનું અનુસંધાન છે એ બહુ ગૂંચવણ પેદા થાય એટલા માટે અલગ સ્વરૂપ આપવું અતિ આવશ્યક હતું અને શાસ્ત્ર સ્વરૂપ આપવું જ જરૂરી હતું એટલા માટે શિક્ષાપત્રીને શાસ્ત્રનું રૂપ આપ્યું અને શાસ્ત્ર છે સાડા ત્રણસો શાસ્ત્રનો સાર સમાવીને શિક્ષાપત્રી ગાગરમાં એ તો બહુ મોટો ઉપકાર છે તમે કોઈ પણ સંપ્રદાયમાં માનતા હો પણ શિક્ષાપત્રીને અનુસારે તમે વર્તી જ શકો એવું સકલ સ્મૃતિઓનો સાર છે ગ્રંથોનો સાર છે બહુ મોટી કૃપા એટલે શાસ્ત્રનું રૂપ આ સમબુદ્ધિ થઈ દુરુપયોગ પત્રનો ન થાય એક કારણ બીજું કે જેવી શાસ્ત્ર રૂપે કહેવાયેલી વાણી લોકમાનસને અસર કરે છે એવી સિમ્પલ પત્ર દ્વારા કહેવાયેલી વાણી અસર કરતી નથી આ લોકમાનસ છે શાસ્ત્રને લોકો તરત જ ઝૂકી જશે એટલે શાસ્ત્રનું રૂપ આપવું જ જોઈએ ત્રીજી વાત કે ક્યારે ભવિષ્યમાં શાસ્ત્રાર્થ થાય ત્યારે પ્રાસાદિક પત્રો કરતા શાસ્ત્રનું રૂપ વધારે શાસ્ત્રાર્થમાં વેલીડ ગણાય એટલે શાસ્ત્ર રૂપ આપવું અત્યંત જરૂરી હોવાથી શાસ્ત્ર સ્વરૂપ આપ્યું એના કરતા આગળ ચોથું છેલ્લું કે જે રીતે શિક્ષાપત્રી લખી છે એની પાછળનો એક જ કારણ શું લખ્યું છે કે ભાઈ ભગવાન શ્રી કૃષ્ણનું ધ્યાન કરવું પૂજન કરવું નવદા ભક્તિ કરવી અષ્ટાક્ષર મંત્રનો જપ કરવો આ બધું એની પાછળનો એક મોટો શ્રીજી મહારાજનો હેતુ કે આખો એ વૈષ્ણવ સમાજ એક રહે આપણે બધા જ કૃષ્ણ ઉપાસી હોય કે સ્વામિનારાયણ ભગવાન ઉપાસી હોય આપણે બધા વૈષ્ણવો છીએ એ વૈષ્ણવ સમાજ એક રહે તૂટીને વિભાજિત ન થઈ જાય એવા ખાસ ઉમદા હેતુથી શ્રીજી મહારાજે આ શિક્ષાપત્રીમાં ભગવાન શ્રી કૃષ્ણનું પ્રતિપાદન કરીને બધા જ બંધારણો આપ્યા છે સુગ્ન લોકો થોડુંક ઈશારામાં સમજી જાઓ કે આટલું લખ્યું છે છતાં પણ આજે સંપ્રદાયની અંદર અમુક વર્ગ પેદા થઈ ગયો કે જે એક સ્વામિનારાયણ સિવાય બીજા માનતા નથી રામનું નામ લેતા નથી કૃષ્ણનું નામ લેતા નથી જન્માષ્ટમી મનાવતા નથી હનુમાનજી માનતા નથી હનુમાનજી ગણપતિ પધરાવતા નથી કોઈ રામનું નામ લે ચીડી જાય છે અરે એ નંદ સંતો સમકાલીન શ્રીજી મહારાજ સંતો એમણે જે જે કીર્તનો લખ્યા છે એમાં જ્યાં જ્યાં કૃષ્ણ નામ આવે વૈકુંઠ નામ આવે ગોલોક નામ એ બધા ચેકિન પોતાની મિલે ડાપણિયા સુધારા કરે છે આવું પણ થયું છે થાય છે થઈ રહ્યું છે ન લખ્યું હોય તો તમે કયો શું થાય ન લખ્યું હોય આવું મારા સ્વરૂપનું ધ્યાન ભજન ઉપાસના કરજો કોઈ વૈષ્ણવ કોઈ બીજાનું સ્વામિનારાયણ વાળો એકબીજાનું ભેળ ખાય એટલું વ્યય મનસ્ય થઈ જાય ઘૃણા થઈ જાય નફરત થઈ જાય અને બે સમાજ તૂટી જાય વિભાગ થઈ જાય ચોખ્ખે ચોખ્ખા સાહેબ કોઈ કોઈને માને નહીં તમે આ શિવકાંચી ને વિષ્ણુકાંચી શું છે વિષ્ણુને માનનારા શિવને ન માને એનું નામ ના લે શિવને માનનારા વિષ્ણુ ન માને એ બે શિવ કાંચી વિષ્ણુ કાંચી દક્ષિણમાં તમે જોવો છો અને એની ધરતી છે એ બધા અનુયાયો કપાઈ કપાઈને ધરબાઈને લાલ થઈ ગઈ આટલો સંહાર થયો છે એક સમાજ તૂટી જાય એવું ન થાય માટે એક રહે આપણામાં જ છે એવું નથી જો વૈષ્ણવની અંદર પણ શ્રી શ્રીકૃષ્ણ ઉપાસી છે ને એમાં અન્યાશ્રય ન કરવો એવું વલ્ભાચાર્યનું જે કથન છે એનો સમજ્યા વગરનો જે કોઈ એવા છે અર્થો કરી અને આજે પણ કેટલાય એવા વૈષ્ણવો છે કે જે હનુમાનજીને વંદન પ્રસાદ નહીં લે ગણપતિને નહીં માને શિવને પગે નહીં લાગે કોઈ દેવતાને એક કૃષ્ણ કેમ અન્યાશ્રય ન કરાય અરે ભગવાન સ્વામિનારાયણે અંત્યના સોળમા વચનામૃતમાં પતિવ્રતાનો ધર્મ બતાવીને કેટલું સરસ બતાવ્યું છે કે પોતાના ઈષ્ટમાં અનન્ય પતિવ્રતાની ટેક સાચી પણ પતિવ્રતા નારી પોતાના પતિમાં ટેક રાખે તે છતાં એના જે કઈ સગા સંબંધી આવે એની અનજળે કરીને પૂરી સંભાવના કરે છે એમ ભગવાનનો ભક્ત પોતાના ઈષ્ટમાં પૂરો ટેક રાખે પરંતુ બીજા જે જે અવતારો છે એને એના જાણીને પણ એનું વંદન પૂજન આદર સત્કાર રાખે આ સાચો પતિવ્રતાનો ધર્મ છે પણ આજે આ કેટલા અમારે અહીંયા એવા એટલે ખડબૂચા જેવા હરિભગત બેઠા છે તો એને આવી સીધી સિમ્પલ વાતો આપણે કહીએ તો મારી એને વેર થાય પણ એની વાત છોડે નહીં તો એ મરી જાય તો મારું શું જવાનું મારા બાપનું શું જવાનું કયો હું તો સ્વામિનારાયણ કીધું છે કહું છું તમે તો કોઈ ખડબૂચા કેસ એનું માનો છો અરે આ જો લખ્યું છે તોય તમે આવું કરો છો નથી જન્માષ્ટમી મને અરે શ્રીમદ ભાગવત ગીતા ઈ શાસ્ત્રો અડે નહીં સાંભળે નહીં આપણે કે ગીતા અધ્યાત્મ શાસ્ત્ર છે ત્યાં તો ચોટલી ખીતો થઈ જાય લે હવે જો ન જ લખ્યું હોય તો આ કોઈ અડે અને એ પુરુષોત્તમનો એટલો કેફ હતો ને ભાઈ બીજું પગથિયું ન ચડે તમે માનતા નહીં કે રાધા કૃષ્ણ નરનારાયણ બધું પધરાયું એટલે બધું આવેલું છે સ્વામિનારાયણ પોતાની એકની મૂર્તિ પધરાઈને વૈયા ગયા હોત ને તો એ આલમમાં સ્વામિનારાયણનું જ ભજન થતું હોત જરૂર નહોતી સમાજને એક રાખવા માટે આ છે અને શ્રીજી મહારાજને ખાતરી છે કે મારા સાધુનો મેળાપ થશે અને મારા સ્વરૂપને જ્યારે સમજશે ત્યારે મારું ભજન કરવાનું છે હું કોણ છું એ કંઈ મારે થોડું મારે પૂજાઓ માટે થોડો આવ્યો છું હું તો મારા સ્વરૂપનું ઓળખાણ કરાવવા માટે આવ્યો એટલે આ ઉમદા હેતુથી શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં આ રીતે લખ્યું છે પણ એક ભાગવત ગીતા આદિક શાસ્ત્રોને મૂકી દે ને ઉપનિ વેદ ઉપનિષદને મૂકી દે ભાઈ તો પછી તત્વજ્ઞાનમાં ઘાલમેલ બહુ થઈ જાય અને પછી અંધ પરંપરા હાલે બીજું વાંચતા નથી તમે બીજા ગ્રંથો વાંચો તમને વચનામૃત ઉલટાનું સરસ રીતે સમજાય વૈદિકતા મટી ન જાય એ મહારાજનો પાંચમો હેતુ છે આજે કૃષ્ણ ઉપાસીમાં તમે જુઓ કે એટલા બધા સંકુચિત અમુક વર્ગ થઈ ગયો કે જય જય શ્રી ગોકુલેશ કયો તો જ સામે બોલે જય શ્રી કૃષ્ણ નહીં બોલે કેમ એ ભગવાન અગિયાર વર્ષે બાવન દિવસ ગોકુળમાં રહ્યા ત્યાં સુધી જ હારા હતા પછી બગડી ગયા આ ફિલોસોફી જુઓ કારણ કે જ્યાં જ્યારે વૈદિકતાનો જે જ્ઞાન વારસાનો તાતણો મૂકી દે અને પછી આવી મનગણંત વિચાર ફિલોસોફીઓના નામે તરી આવે એ ખાલી મુગટને જ પૂજે અગિયાર વર્ષે બાવન દિવસના કૃષ્ણને જ પૂજે કોઈ મહાભારતના કૃષ્ણને ન માને એ હિંસક છે ગીતાના જ કૃષ્ણને માને કોઈ ગીતાને જ માને કૃષ્ણને બિલકુલ ન માને એક કૃષ્ણના પણ કેટલા ખંડ ખંડ થયા આ તત્વજ્ઞાનનો આવો વિચ્છેદ કેમ થયો સોર્સ મૂકી દીધો એટલે ભાગવત ગીતા આદિ જે શાસ્ત્રો છે એના મહારાજે ઉલટાના વીણી વીણીને આઠ શસ્ત્રાસ્ત્રના નામ લાખ્યા કે નિયમિત શ્રાવણ માસમાં કથા કરો વાંચો વિદ્વાનોની પાસે ભણો અભ્યાસ કરો જેથી કરીને તમે તત્વવારસાથી વૈદિકતાથી વિમુખ થઈને મનગણત ભગવાનના સ્વરૂપના ગોઠા ગોઠવી અને તમે ભગવાનના સ્વરૂપનો દ્રોહ ન કરો એ હેતુથી શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં આ રીતે લખ્યું છે બાકી એ સ્વામિનારાયણ ભગવાન પરાત્પર પુરુષોત્તમ નારાયણ છે એટલે એની ઉપાસના થાય છે અને થતી રહેશે જાણવું હોય તો સાધુના સમાગમથી તમારી એક શિક્ષાપત્રીથી નહીં જણાય એનો હેતુ સાધુ પાસે જાણવો પડશે એના સંપ્રદાયના ચરિત્રોનો અભ્યાસ કરવો પડશે કિશોરલાલ મશરૂવાળા તમે ચોથી ઓગસ્ટ બે હજાર પાંચનું ગુરુવારનું છાપું ગયું એમાં કુમારપાળ દેસાઈ ઈંટ અને ઇમારતમાં ગુજરાત પેપરમાં જે લખ્યો છે એ પ્રસંગ મેં નથી લખ્યો એ કુમારપાળ દેસાઈ લખ્યો છે તમે વાંચજો એ કિશોર અને જુગલ બે ભાઈઓ હતા અને ઈચ્છારામીના બાપુજીનું નામ હતું આકોલા ગયા હતા અને અળસીનું ઘર ભર્યું હતું કિશોર છ આઠ મહિનાનો હશે ઘોડિયામાં સુવરાયો હતો જુગલ ત્રણ વર્ષનું બાજુમાં રમતો હતો એમાં અરસીનું ભરેલું જે ઘર હતું બારણું તૂટ્યું મોટા કડાકા સાથે ગોળીઓ ભાંગીને ચૂરા થઈ ગયા અને બે છોકરાઓ દટાઈ ગયાના અહેસાસથી આખું ઘર એને ખોળવા માટે ગામ વળગી પડ્યું ઘોડિયું મળ્યું પણ છોકરાનું ડેડ બોડી એ મળ્યું નહીં માતા પિતા અતિ કલ્પાંત કરે કે અમારા લાડલા ક્યાં ગયા ત્યાં એનો નોકર ગોવિંદ હતો એની પાસેથી જુગલ દોડતો દોડતો આવ્યો એને મા બાપ ભેટી પડ્યા બેટા તું ક્યાં છે એ પપ્પા બાપુજી અમને તો આપણો ગોવિંદ લઈ ગયો હતો એટલે ગોવિંદને જઈને બોલાવ્યો હતો ગોવિંદને તાવ હતો એની ઓરડીમાં સૂતો હતો એને કીધું એટલે તું આ ઘોડિયામાંથી છોકરાને ઉપાડીને શું કામ લઈ આવ્યો તો કે મને ભગવાન સ્વામિનારાયણ આવીને જગાડ્યો કે ઉઠ તારા શેઠના બે દીકરાને લઈ આવી નકર હમણાં દટાઈ મરશે મને તાવ હતો છતાં હું એમને તેડીને પછી અહીં એકને મારી બાજુમાં સુવડાવ્યો અને જુગલને મેં કેરી આપી એટલે જુગલ કેરી ખાતો હતો આ રીતે તમારા ભગવાને એમને બચાવ્યા છે ઐતિહાસિક પુરાવો ઈચ્છારામભાઈ એમના બાપુજીનું નામ જુગલ અને કિશોરભાઈ મશરૂવાળાનું તરત જ પ્રભુ મંદિરે ભગવાન સ્વામિનારાયણ મંદિરે લઈ ગયા બે છોકરાને પગે લગાડી અને એમણે કિશોર કુમાર ઈચ્છારામ મશરૂવાળા ચેકી નાખ્યું કિશોર કુમાર ઘનશ્યામદાસ મશરૂવાળા સહજાનંદ સ્વામીનું નામ ઘનશ્યામદાસ રાખ્યું હવે આ મારા નથી આ દીકરા ઘનશ્યામ પ્રભુ સહજાનંદ સ્વામીના છે એ કિશોરલાલ મશરૂવાળા પહેલા એને સહજાનંદ સ્વામીનું પુસ્તક લખ્યું ત્યારે એમાં એમણે બધી ભાવ થઈ એણે બધી સજાનંદ સ્વામીની વાતો લખી પછી કેદારનાથ પંડિત જે શુષ્ક વેદાંતિ હતા એના વિશે ઘણા ગ્રંથો કિશોરલાલ મશરૂવાળે પણ લખ્યા છે એની આખી ફાઇલ પણ મારી પાસે છે હું એમાંથી વાંચીને ઓથેન્ટિક તમને કહું છું એ કેદારનાથના કુસંગથી મશરૂવાળા બદલાયા અવતાર થતો નથી આ ભગવાન જેવું કોઈ અવતરિત તત્વ થતું નથી એક ચિત્ત ચૈતન્ય અખંડ બ્રહ્મ છે અવતારવાદ કાઢી નાખ્યો છતાં બીજું આવૃત્તિ જ્યારે લખવાથી મારે જે કેવું છે જે પોઈન્ટ આઉટ કરવું છે ત્યારે કિશોરવાળાએ મર્યાદામાં બધું લખ્યું એ પુસ્તકે પણ આજે છે આપણી પાસે સબ બધે નવજીવનમાં મળે છે એ પુસ્તક આખું લખ્યું ત્યારે છેલ્લે પણ કિશોરલાલ વાળાએ લખવું પડ્યું કે જો ભારત વર્ષમાં અવતાર થતા હોય તો ભગવાન સ્વામિનારાયણ સહજાનંદ સ્વામીનું ચરિત્ર જોતા આપણે એને બેશકપણે અવતાર કહી શકીએ એમાં કોઈ શંકાને સ્થાન નથી એક ભાઈ તમને હજી વાત કહું કહું ને સાહેબ હે જો ભાઈ આપણે છે ને ભગવાન રામ અને કૃષ્ણને માનીએ છીએ પણ બધાય માને જ તોય આખો અવતારવાદ ઘણા માનતા જ નથી ને રામ ઉપાસી કૃષ્ણ ઉપાસી આપણે ઘણા છે બધા સમાજમાં કથાકારો ઘણા છે પણ છડે ચોક એવા ચિંતકો લેખકો છે જ કે જે એમ કહે છે કે રામ અને કૃષ્ણ ઐતિહાસિક પાત્રો જ નથી હમ આવી રીતે ગોવર્ધન ધારણ કરવો પેલા કાલીની સાથે આવી રીતે જળની અંદર જઈને એની યુદ્ધ કરવું યુવાન છોકરીઓના કપડાં લઈ જવા આને જો ઐતિહાસિક ઘટના માનીએ તો અર્થના અનર્થ થઈ જાય સામાજિક મૂલ્યોનું ઉલટું ચૂતું સ્વરૂપ થઈ જાય આ નૈતિકતા પણ નથી રાવણનું સ્વરૂપ દસ માથાવાળો રાવણ કુંભકર્ણ એવો છે કે છ મહિના સુવે છે ને એક દિવસ જાગે છે અને એની મૂછો કેવડી ચોસઠ જોજન એવી તેની મૂછો છે આવો કોઈ દિવસ કુંભકર્ણ હોય નહીં આવો કોઈ રાવણ હોય નહીં માટે જ્યારે ઐતિહાસિક પાત્રો જ નથી ત્યારે એ કોઈ ઐતિહાસિક અવતારો પણ થતા નથી એ મહાકાવ્યો છે કવિએ લખ્યા છે જેમ નવલકથા લખે એમ પણ એ એ ગ્રંથોને આપણી ભોળી પ્રજાએ ધર્મ ગ્રંથ તરીકે એને સ્વીકારી લીધા એટલે આ રામ અને કૃષ્ણની ઉપાસના શરૂ થઈ ગઈ છે બાકી કોઈ ઐતિહાસિક નથી પણ એની દ્રષ્ટિ વેલીડ કે પછી વ્યાસજીની તુલસીદાસજીની શ્રીદાસજીની એ મીરાબાઈની કે જુનાગઢના નરસૈયાની કે જોવે છે તો આવું નહીં માનનારા ન માને તો છ માને કંઈ વાંધો નહીં પણ આપણે ઐતિહાસિક રીતે શાસ્ત્ર રીતે આપણે કહીએ છીએ કે ભગવાન સ્વામિનારાયણ એ ભગવાન પરાતર પુરુષોત્તમ નારાયણ છે પણ આ કોને સમજાય હમણાં પૂરું થશે ભાઈ ઉતાવળ કરતા કોને સમજાય કે જેને સંતનો સમાગમ છે તે આ કાચ અને હીરા તમને બે આપ્યા હોય તો બે માં તમને કઈ ખબર પડે અને ઝવેરીને જ ખબર પડે તો જો તમારે કાચ અને હીરાનો ભેદ પારખવો હોય તો ઝવેરી પાસે જ જવું પડે અને એ ઝવેરી કંઈ કરતો નથી સાથે રાખીને તમને એવું એવું સમજાવે છે કે છેવટે તમારી આંખો પણ ઝવેરીની આંખો થઈ જાય અને તમે એક સેકન્ડમાં કાચ અને હીરો જુદો પાડી શકો છો એ સંત સમાગમથી થાય છે માટે સંત સમાગમ વગર થતું નથી પણ એ સંત સમાગમથી હમ હવે વચનામૃત આવે છે કે એ સંત સમાગમથી શું સમજવાનું છે કે જ્યારે સંતનો સમાગમ કરે ત્યારે આવો મહિમા સમજી આજે નવ્વાણું ટકા જે વચનામણનો ભાગ છે ને એ વાંચતા વાંચતા મને હસી આવતી હતી મેં કીધું આ અંશમાંથી આમાં થયો આમાંથી આમાં થયો આમાંથી આમાં થયો એ તો બધું લોચા લાગે આપણને કેમ બધે કાંઈ બધાને રસ આવે જ નહીં સમજતા હોય એને તરત રસ આવે ઓહો હો હો હો ઓહો હો ઓહો હો શું કીધું છે એને થાય એ જ સમજવાનું છે સત્સંગ કરો પણ એમાં એવો મહિમા સમજવાનો કેવો જો આમાં કીધો એવો એ આગળ જે નવ્વાણું ટકા જે ભાગ છે ને એ જ સમજે તો જ પુરુષોત્તમ રૂપ થાય લ્યો હવે એ જ સમજવાનું છે પણ એમાં તો પૃથ્વી પૃથ્વી જળમાં થઈ જળમાં તેજમાં તેજમાં આવજો આકાશ આકાશ આકાશ પછી હેઠ હેઠા આવી ગયા હેઠા આવીને સામે ભાઈ સામે ગયા બસ સજાન મહારાજ જે બહુ અઘરું છે સાહેબ એવો મહિમા કેવો થોડુંક લઈ લઉં આપણે સમજાય એવું બીજું કઈ વાંધો નહીં મજાનું છે શ્રીજી મહારાજ કે પચાસ કોટી યોજન પૃથ્વીનું પીઠ છે જોજો કેવો મહિમા છે આપણે જેને ગાઈએ છીએ કંઠી પહેરી છે જેના દાસ છે આમાં આટલું આ ગુજરાતીમાં હોવા છતાં વચરામૃત આટલું પરફેક્ટ વૈદિક ગ્રંથ જેવો કોઈ સાહિત્ય ભૂમંડળમાં નહીં થાય એક એક શબ્દમાં શાસ્ત્રો સમાવી દી એક એક લીટીમાં સાર સમાવી શું વાતો કરીએ પૃથ્વી કોટી પચાસ કોટી યોજન પૃથ્વીનું પિંડ છે આજે પૃથ્વીનો દડો છે જેના ઉપર અત્યારે આપણે બેઠા બેઠા વાતો કરીએ છીએ એ દડો છે એવડું પૃથ્વીનું પીઠ છે એ પૃથ્વી બધા પદાર્થ રૂપે થઈ છે આ જો આ છે ને આ બધું માટી જ છે ને માટીના જુદા ફોર્મ છે આપણે માટીના જ છીએ આ બધું પૃથ્વી તત્વ છે પૃથ્વી અલગ પણ છે અને બધા પદાર્થ રૂપે પણ થઈ છે આવી પ્રચંડ પૃથ્વી એ જળના એક અંશમાંથી પેદા થઈ છે હવે વિચાર કરો જળ કેટલું બળવાન કેટલું બળવાન અને પાછું એક અંશમાંથી થઈ છે કેટલું અધિક એક અંશમાંથી આવું પૃથ્વી થઈ છે તો એ જળ કેટલું અને એની તાકાત કેટલી વાતે સાચી ને જો ઉથલ પાથલ થાય તો ક્યાં નાખી દે અને અધિક તમે જો આમે પૃથ્વીના ત્રણ ભાગ જળ છે વસ્તુ વસ્તુમાં બધે જળ છે એસી ટકા જળ આમાં આપણને જે આપણને કોઈ સિચોડામાં નાખીને પીલે ને તો આપણો ઠોસ ભાગ આટલો પૃથ્વી તત્વ નીકળે બાકી એક બાલ્ટી પાણીનો ભરાય એ આપણો લિક્વિડ ફોર્મ છે પૃથ્વી તત્વ કરતા જળ તત્વ વધારે છે અને વધારે પ્રબળ છે હાડકું ભાંગી જાય મરે નહીં પણ લોહી નીકળી જાય મરી જાય એટલે પ્રબળ છે અધિક છે અતિ સૂક્ષ્મ છે પૃથ્વી કરતા પાછું જળ સૂક્ષ્મ છે પેહી જાય ગમે એમાં અને કારણ છે એટલે કારણ એટલે શું જેમાંથી જે પેદા થયું એને કારણ કહેવાય સાદી ભાષામાં જો તેનો બાપ કહેવાય એટલે પૃથ્વીનો બાપ જળ છે અને એ પાછું જળ અણુ અણુમાં છુપાયેલું છે અને વ્યતિરેક રૂપે સ્વાગર રૂપે અને બાર જળ રૂપે પાછું ભિન્ન છે અન્વય અને વ્યતિરેક કેવું સરસ ચાલ્યું જાય છે શ્રીજી મહારાજ સમજાવતા આમાં બે ત્રણ વસ્તુ કીધેલી છે તો અન્વય પણ છે વ્યતિરેક એટલે જુદું છે અન્વય એટલે ભળેલું છે એ આવું પ્રચંડ જળ હોવા છતાં એ અગ્નિના એક અંશમાંથી પેદા થાય છે એક જ અંશ એક તણખામાંથી આવું જળ નીકળે અહ એ તેજ કેટલું અધિક એ તેજ કેટલું પ્રબળ કારણ કે એ જો સૂર્યો તપવા માંડે તો બધા સાગરો સમેત બધી વસ્તુ ચૂસીને પોતામાં સમાવી લે એ કેટલું સૂક્ષ્મ કેટલું પ્રબળ એ પાછો એનો બાપ અને પાછું બધામાં અંદર અન્વય અને પાછું વ્યતિરેક સ્વરૂપે પણ છે તમે જુઓ બધે છે એ અગ્નિ સ્વરૂપે પાછું જુદું પણ છે એવું અગ્નિ વાયુના એક અંશમાંથી પેદા થાય છે આ જોજો એકબીજા એકબીજા ઉપર કેટલા પ્રબળ છે એ ચડતું જાય છે સામર્થ્ય ઐશ્વર્ય પ્રતાપ કારણ એનું આધિપત્ય એ બધું ચડતું જાય છે એ વાયુ એ કેટલો પ્રચંડ જો ઝંઝાવાત થાય તો બધું વીખી નાખે શ્વાસ વગર આપણને એક સેકન્ડ ના રહેવાય જો પ્રબળતા જુઓ ન ચાલે એ વાયુ એટલો સૂક્ષ્મ એ પાછું એનું કારણ વ્યતિરેક રૂપે જુદો બધામાં અંદર એ આવા પૃથ્વી જળ તેજ વાયુ એનો બધાનો બાપ આકાશ એ આકાશને એક અંશમાંથી પેદા થઈ એ આકાશ કેટલો પ્રબળ બધાનો ધારક એ સૂક્ષ્મ પાછો અન્વય પણ ખરો જુદો પણ ખરો એ આકાશ મહત્તત્વમાંથી થયો એક એક હવે ચડી જાઓ જલ્દી ઉપર વ્યા જાય એ એ અહંકારમાંથી થયો અહંકાર મહત્વત્વમાંથી થયો મહત્વ પ્રકૃતિમાંથી થયું એ પ્રકૃતિના એક અંશમાંથી આવડું બ્રહ્માંડ થયું એક અંશમાંથી ઓહો એ પ્રકૃતિ કેટલી બળવાન કેટલી સમર્થા કેટલી સૂક્ષ્મ પાછી અન્વય છે વ્યતિરેક છે એ પ્રકૃતિ આટલી પ્રબળ માયા હોવા છતાં એ પ્રકૃતિ માથેનો પતિ પુરુષ છે એ અધિપતિ છે એ પુરુષના એક અંશમાંથી આવી પ્રકૃતિ પેદા થઈ એ પુરુષ તો આવા કેટલાય છે જેટલા બ્રહ્માંડ એટલા પ્રકૃતિ પુરુષ પ્રકૃતિ પુરુષ પ્રકૃતિ પુરુષ એવા કેટલાય છે એનો એક મહામાયાના કાબુમાં છે એ મહામાયાને એક અંશમાંથી આવા અનંત બ્રહ્માંડો પ્રકૃતિ પુરુષ રૂપી નીકળ્યા એનું ઐશ્વર્ય એનું સ્વરૂપ સામર્થ્ય એ મહામાયા મહાપુરુષના એક અંશમાં સમાય જાય નીકળે સમાય જાય નીકળે એ મહાપુરુષનું સામર્થ્ય કેટલું એવો મહાપુરુષ અનંત કોટી બ્રહ્માંડોમાં અન્વય થઈ વ્યાપેલો છે બહાર પણ છે એટલો પ્રબળ સામર્થ્ય છે છતાં અક્ષર બ્રહ્મના એક અંશમાંથી પેદા થાય છે એ અક્ષર બ્રહ્મ ભગવાન સ્વામિનારાયણનું અક્ષરધામ છે અને એ અક્ષરધામના અધિપતિ ભગવાન સ્વામિનારાયણ છે એ અહીંયા સામે આવીને બેઠો છે આ જ્યારે નિશ્ચય થાય એ મહિમા સમજે કે વ્યતિરેક છે અન્વય છે પાછો મનુષ્ય રૂપમાં સામે છે એમ સમજે ત્યારે ઇન્દ્રિયો અંતકરણ પુરુષો ઋતુમ્રતા હવે એનાથી આવ સાદી એક વાત કહું મધુભાઈ ક્યાંક કહું જો આ તૈતરી ઉપનિષદ હરિચરિત્ર ચિંતામણી ભાગ ત્રણ વાત એકવીસમી પંચાળાનું પેલું વચનાવ્રત એનું થોડું સંકલન રૂપમાં હું તમને કહી દઉં પશુઓ કરતાં માણસનું સુખ વધારે છે ઐશ્વર્ય પણ વધારે છે બુદ્ધિ વધારે છે પ્રતાપ વધારે છે બધું વધારે છે એવા આખા પૃથ્વીના જે સાડા છ અબજ કે સાત અબજ જે વસ્તી છે એનો એક રાજા બનાવો એક જ હો આ બધા જુદા જુદા છે એ ન હાલે એક બનાવો ખાલી આમ સપોઝ એક રાજા હાડા હાથ અબજ કે છ અબજ જે વસ્તી છે એનો એનો ઐશ્વર્ય પ્રતાપ ને હુકમ ને સામર્થ્ય કેટલું એકનું એવા સો રાજા પૃથ્વીના ભેળા કરો અખંડ ચક્રવર્તી હોય એક એક સિવાય બીજો કોઈ નહીં એવા સો ભેળા કરો ત્યારે એક ગંધર્વ બરાબર થાય એ ગંધર્વનો ઐશ્વર્ય પ્રતાપ સુખ અને સામર્થ્ય કેટલું એવા સો ગંધર્વ ભેળા કરો ત્યારે એક ગંધર્વનું સુખ પ્રતાપ ઐશ્વર્ય સામર્થ્ય બરાબર થાય એવા સો દેવ ગંધર્વ ભેળા કરો ત્યારે એક દેવતાનું સુખ ઐશ્વર્ય સામર્થ્ય અને પ્રતાપ કહેવાય એવા સો દેવતા ભેળા કરો ત્યારે એક ઇન્દ્રનું સુખ સામર્થ્ય ઐશ્વર્ય પ્રતાપ થાય એવા સો ઇન્દ્ર ભેળા કરો ત્યારે એક બૃહસ્પતિનું સુખ સામર્થ્ય ઐશ્વર્ય પ્રતાપ કહેવાય એવા સો બ્રહસ્પતિ ભેળા કરો ત્યારે એક બ્રહ્માનું સુખ ઐશ્વર્ય સામર્થ્ય પ્રતાપ કહેવાય એવા શિવ બ્રહ્મા વિષ્ણુ એ ત્રણ આ બ્રહ્માંડના પાછા અધિપતિ પેલા કૈલાસ મારીએ વિષ્ણુ રમા વૈકુંઠમાં રે અને બ્રહ્મા સત્ય લોક મારી એનો ધામનું જો જે ઐશ્વર્ય પ્રતાપ સુખ જે છે એનાથી કેટલાય ગણું બદ્રિકાશ્રમનું છે સુખ સામર્થ્ય પ્રતાપ ને ઐશ્વર્ય કૈલાસને રમા વૈકુંઠને આ સત્યલોક કરતા બદ્રિકાશ્રમ નરનારાયણ અધિપતિ છે એનું ઐશ્વર્ય પ્રતાપ સુખ સામર્થ્ય અનેક ગણું એનાથી વૈકુંઠનું સુખ સામર્થ્ય પ્રતાપ ઐશ્વર્ય અનંત ગણું એ વૈકુંઠની ઉપર ગોલોકનું સુખ સામર્થ્ય ઐશ્વર્ય પ્રતાપ અનેક ગણું એ ગોલોકની ઉપર અક્ષરધામનું સુખ અનેક ગણું અનેક પ્રતાપ અનેક ઐશ્વર્ય એ અક્ષરધામનો અધિપતિ જે છે એ આ માનવ રૂપે ધરતી ઉપર આવ્યા અને એનું નામ ભગવાન સ્વામી નારાયણ છે આવો જયારે સુખ ને સામર્થ્ય એવા થકી જયારે પામે ત્યારે ઇન્દ્રિયો પુરુષોત્તમ રૂપ થઈ જાય હવે એ જયારે ભગવાનને જુએ છે ત્યારે એ જ મૂર્તિને મહારાજ કે પેલા દેખતો હતો હવે દર્શન કરે છે એને ખાલી દેખ્યા જ કહેવાય લોયાનું સાતમું એ કે દેખ્યા જ કહેવાય આ હવે દર્શન થાય છે એ જ મૂર્તિને અનંત ઐશ્વર્ય પ્રતાપ સુખ સામર્થ્યથી ભરપૂર એ જ મૂર્તિને દેખે છે જ્યાં સુધી માઇક ભાવ ન ટળે ત્યાં સુધી ડગ્યા મગ્યા કરે એક બેઠેલો હરિભગત મહારાજ પોઢેલા તે આવીને આમ જોઈએ રાખે એટલે કે આપણી જેમ ખાય છે બપોર થાય હુઈ જાય છે સવારે જાગે છે છીંકું ખાય છે ઉધરસ ખાય છે બગાસા ખાય છે આમાં આમાં આપણે ફેર ફેર હું તે મહારાજ તરત ઉભા છે બહુ કરુણાળું ને ઉભા થયા ઘોઘરા કાંઈ ગયેલા કાંઈ કોઈ છે મને માથું દુખે છે દાબવું છે તો તો ચક્કરમાં પડી ગયો એટલે આને માથા દુખે એ કે મને માથું બહુ દુખે છે મને દાબો ને કોઈ ભાઈ એટલે ઓલો ભગરી બેઠો બેઠો તો એને નક્કી થઈ ગયું કે આપણી જેવા આપણને જેમ બામ ચોળવું પડે માને ચોળવું પડે એટલે હલાવો મારે હું છું દાબી દો દાબી દે એને આમ ઘોડામાં લઈને આમ દબાવી દબાવ્યું ને ફૂસ દઈને બેસી ગયું આમ તમે વિચાર કરો હપ્તાઈ ગયો મારે કે દાદા કે આમાં શું દાબવું કઈ હોય તો દાબું આ તો આમાં આમ થાય મહારાજ કે હું તારા જેવો છું ના ના ના મહારાજ હા તો બસ લે હવે મને હોવા દે એટલે ભાઈ ભટકાણા વગર કઈ થોડા ભગવાન સ્વામિનારાયણ સ્વીકાર્યા છે વાત કરો છો હાલી મેળા છો પણ જયારે આ સદગુરુથી જયારે જુએ છે ત્યારે એને પર એ જ માનવ વિભૂતિ છે એ દિવ્ય તેજો અમે અનંત બ્રહ્માંડોને હંકેલતો ઉપજાવતો એ ભગવાન દેખાય છે સત્સંગ કરી કરીને શું કરવાનું એ જે છે એ આ છે આટલું જો આપણા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ કહેતા ને એ આ એ જે પરાત પર છે હવે આટલું સાંભળીને તમને નક્કી થઈ ગયું એ બરાબર નક્કી પાક્કું વાહ હવે સાંભળો આ અમદાવાદ પાસે કોટેશ્વર ગામ છે તે કોટેશ્વરમાં એક ઝવેર ભગત અને એવા મસ્તીથી સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કર્યો હવે થોડુંક જ છે ભાઈ મને ખબર છે પણ જોકે હાચો તમને રસ આવતો હોય તો આમાં ગોઠણ બોઠણ કશું દુખે જ નહીં મને ગળું દુખે છે ભલા મને શું કરો છો પછી જેવું જેવું થાય અત્યારે તો એનો પાવર હાલે બોલે તો એ ઝવેર ભગત આખા ગામમાં કોટેશ્વર સાબરમતી તટે કોટેશ્વર મહાદેવ છે ઊંચો એક તો સાબરમતી તટ પાકા પગથિયા પાછું શિવજીનું ડેરું એનું મોટું શિખર અને એના કોટેશ્વર મહાદેવ એના નામ ઉપરથી ગામનું નામ પડ્યું કોટેશ્વર આજે પણ છે એ કોટેશ્વર ઝવેર ભગત ભગવાન સ્વામિનારાયણ વખતમાં હરિભગત પણ એ જેને આ દ્રષ્ટિ આવી એનું ભજન ભાઈ ઓહો ગામના લોકોને ગમે નહીં કે મારો એક ડાભોળી ઉગરી ગયું છે ને કાઢો પછી એને કીધે એટલે ઝવેર તો આવું બધું બધા આખો દે સ્વામિનારાયણ સ્વામિનારાયણ કે નહીં રામ નહીં કૃષ્ણ નહીં માતાજી નહીં હનુમાનજી નહીં ગણપતિ આ તું શું લઈને બેઠો સ્વામિનારાયણ નવું કહેવાય ઓલ્ડ ઇઝ ગોલ્ડ એટલે જૂનું હોય એટલે કે ભાઈ ભગવાન જૂના નવા હોય સનાતન છે આ તમારા સ્વામિનારાયણ બસ મારા પ્રભુ છે મને રૂબરૂ મળ્યા છે ને મેં એને કંઠી સ્વીકારી છે હું એનું વજન કરું તમારે કરો ન કરો તો કે એમ નહીં કંઈક પરચો આપ સાબિતી આપ કે સ્વામિનારાયણ ભગવાન છે જોજો હા એ સ્વામિનારાયણ ભગવાન છે કે જે અખિલ બ્રહ્માંડો પેદા કરનારો સંહાર કરનારો હા હા એ જ છે આ એ આ એ આ જ છે તો પરચો આપ તો બોલો ને તમે કયો આપું લ્યો કોરો ચેક આપ્યો તમે કયો એ પરચો આપો આ બધાને એમ થયું કે હાવ ટાઢે પાણી ખહ એવું કરી આ કોટેશ્વર મહાદેવનું મોટું શિખર છે ને એની છેક ધજા સુધી ચડે ને ત્યાંથી જો તું હેઠો પડ અને જો તને કાંઈ ન થાય તો સ્વામિનારાયણ ભગવાન હાચા નહીતર બધું તું બોલો કે અરે નારાયણ ભગવાન એ આ છે અને ઝવેર ભગત ચડ્યા છેક મહાદેવના છે પેલા ધદાનો દંડ પકડીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભગવાન કી આવી હોય એને સહજાનંદ સ્વામી મહારાજની જય સ્વામિનારાયણ ભગવાનની જય ઘનશ્યામ મહારાજની જય જે ફાંકો માર્યો પણ ગુલાબનું ફૂલ કોઈ ડાળિયાથી ખરી પડે એમ પગથી આવીને શિવજીને છેલ્લા પગથી અટકી ગયું આ બધા જોઈ રહ્યા ઝવેર ભગત કે હવે કંઠી પહેરો તો કે ના અમારાથી આવું ન થાય લે ઝવેર ભગત નક્કી કરી દીધું કે એ આ છે મહારાજ તો જાણે છે બધું અમદાવાદ આવવાનું થયું મોટેરા રાત રોકાણ પછી સવારે ઉઠ્યા ને મહારાજ કે સંતો ભક્તો આપણે અહીંયા કોટેશ્વર જવું છે તો મહારાજ ત્યાં અત્યારે મોડું થાય આપણે અમદાવાદ પહોંચવાનું છે મહારાજ કે ત્યાં અમારે ઝવેર ભગતને દર્શન દેવા જવું છે આવ્યા ને જગર ભગત ઓહો ચકલીને ઘેરે હાથી મહેમાન અને જે આવો મહિમા જાણતો હોય એને તો શું વાત કર્યો ગાંડા ઘેલા થઈને નાચે મહારાજને પોતાની ઓસરીમાં પધરાવ્યા પગલામાં આંસુઓની ધારાઓ મહારાજ રાજી ભગતને ભેટી પીડ્યા ભગત અમે તમને દર્શન દેવાને મળવા એટલે માટે આવ્યા છે તમે અમારા પારખ્યા કર્યા છે સતના પારખા લીધા છે તમે બીજાને પારખા કરાવ્યા છે અમારા સ્વરૂપને તમે ઓળખ્યા છો આવો ભેટીએ એમ કરીને ભેટ્યા માગો ભગત અમે રાજી થયા છીએ ઝવેર ભગત કે મહારાજ આપશો તો હા આપશો તો હા તો મહારાજ તમે જે જગ્યાએ ઝવેર ભગતના ઘરમાં ઊભા છો એ ઘર હું કૃષ્ણાર્પણ કરું છું અને તે જગ્યાએ તમારું મંદિર થાય ને તમારી મૂર્તિ સ્થાપન થાય એવું વરદાન આપો મહારાજ રાજી થયા એ ઝવેર ભગત સાધુ થઈ ગયા અયોધ્યા પ્રસાદજી મહારાજને એ પોતાના ઘર ખોડા એને લખી આપ્યા અને અયોધ્યા પ્રસાદજી મહારાજ મંદિર બંધાયું ભગવાન સ્વામિનારાયણ મૂર્તિ પ્રતિષ્ઠા કરી આજે પણ કોટેશ્વર સ્વામિનારાયણ મંદિરમાં હાજરી પૂરે છે હયાત છે એને એ આ થઈ ગયું હવે આપણને કોઈ કંઈક ચડો હાલો પાંચમે માળે આ તો આપણે બધા કહીએ છીએ ને કે અમે વગર કોણ છે એ ઝવેર ભગત જેમ જ કહીએ છીએ તો હવે આપણે એક એકને કસોટી લઈ મારીએ લ્યો પેલા હું હું જ છું એમાં કે ખોટું છે ભાઈ તો પછી કસોટી બધાય હું ક્યાં બ્રહ્મ છું આપણો કઈ દાવો છે આ પાઠશાળા છે આજ નહીં તો કાલ પણ આ જ્ઞાન પી ગયા ને એ હવે બીજું પીવે નહીં એટલું લખી દેવાનું આ પુરુષોત્તમનું જળ જેને પીધું એ પછી વાત જ નોખી છે તો એ આ કહીએ છે છતાં આવી હિંમત કેમ નથી આવતી તરત દગી જાય ભાઈ એ નહીં થાય ભાઈ સામે ને ભગવાન છે પણ ભૂસકો તો નહીં મરાય તેમ તો કે કદાચ મારો આવે ન આવે લગભગ નો આવે એ <laughs> ઝવેર ભગત ને આવે આપણી પાસે નો આવે કેમ ભાઈ આવું કેમ થાય છે હા થોડો ફેર છે આપણે તો કહીએ છીએ એ આ છે એમ તો આપણને અહીંયા છે પણ એ કેના જેવું છે શું ઘટે છે થોડુંક ઘટે છે તમને નિશ્ચય છે કે નહીં કે દુનિયામાં સ્ત્રી છે આને કહેવાય આ સ્ત્રી સ્ત્રીને નિશ્ચય છે કે નહીં આ પુરુષ પણ કોઈ સ્ત્રી કોઈ પુરુષને મારો કરીને જ્યાં સુધી એને હાથ સોંપીને એની ચાર ફેરીને એનો પતિ ધારે નહીં ત્યાં સુધી સૌભાગ્યવાળી કહેવાય આપણે કઈ છીએ ભગવાન એ આ જ છે પણ એનો હથેવાળો થવો જોઈએ ને કે આ મારો ધણી એમ ઓલી એકને પકડી લઈએ પછી એ આગમાં જતી હોય ડૂબવા જતી હોય તેનો ધણી વાહે ભૂસકો મારે બનતું હોય તો નહીં તરીકે આ તો સારો ઠાકોરજી દયા કરી લ્યો પણ આપણે નવા નવા પરિણામો એનું કયો ને એટલે ત્યારે તો એ પડે જ તો ઓલો લગ્ન થયો ન હોય તો પડે કોઈ જુવાનીઓ એટલું કે ભાઈ પોલીસ ને બોલાવો કોક ગયું પણ જેની આરે હાથ સોંપ્યો છે અને હાથે વાળો થયો છે એ જ પુરુષ જોઈ શકે નહીં આપણી કચાશ ત્યાં છે મારો કર્યો નથી મારો કરવામાં તકલીફ આપણે બધા ઓળખે આને સોનું કહેવાય ચાંદી કહેવાય આમ કોઈ આપણે એક ઈંટ મૂકીને કે ભાઈ એક કરોડનું સોનું છે તો આપણને શું નશો ચડે હા હાજી હાજી હાજી વાત પણ એ કે આલે આ તને દીધું તો એટેક આવી જાય સાહેબ મારું થયું ને બાકી તો આપણે ઓળખે છે સોનું જ છે મારી નાખે તો એમ ન થાય કે ચાંદી છે પણ એ એમ કે આ તને દીધું અને પછી જોવો કહું તૂટે આપણી તકલીફ ત્યાં છે કે મારું કોહિનોર હીરો શું છે એ આપણને ખબર જ છે પણ એ ઇંગ્લેન્ડના છે એટલે આપણને કોઈ નશો નથી પણ એ કાલ સવારે આવે તો જોવો ભારતીયોના દિલ ખુશ થાય હવે આપણો છે એ નિશ્ચય તો એવો તો છે કે એ આ છે પણ મારો કરીને મારો જે સંબંધ થાપો એનું નામ જ ભક્તિ છે એનું નામ જ પરિણા છે મારે વર પુરુષો તમારે એની આવી જાન એ જયારે હથેવાળો થાય ત્યારે આલસી ઘાંચીની જેમ પછી આખો દી નાચ્યા કરે ઓહો આવું રતન મળ્યું આવું હવે હું શેનો આમ નાચું ને માણા વદન આલસી ઘાંચી જયારે હાલે ચાલે બોલે ખાય પીવે કામ કરે એટલે બધા ગામના લોકો કે તમે જયારે જોવો ત્યારે આમાં મજા મસ્તીમાં સ્વામિનારાયણ તો કે ભાઈ રાંકને રતન મળ્યું રાંકને રતન મેળ્યું છે હવે મને નશો ન હોય તો શેનો નશો હોય તો એને કેફ ત્યારે ચડે છે બીજું જેને આવો મહાત્મય સહિત નિશ્ચિત થાય છે એને પ્રથમના ચોવીસમાં વચરામૃતમાં શ્રીજી મહારાજે કહ્યું છે કે એની ઇન્દ્રિયો અંતઃકરણમાં ખટાશ ચડી જાય છે પછી વિષયો ભોગવવા સમર્થ રહેતો નથી વિષયો ઉડી જાય તો સમજવાનો કે મારો થયો છે એ પતિવ્રતા સ્ત્રીને એને પરણાવી દીધી પછી બીજે નજર નથી જો બીજે નજર જાતી હોય તો સમર્પિત નથી મારો નથી કર્યો એટલે લીંબુ ચૂસાવે પછી રાંધેલો ભાત ન ખાઈ શકે એમ પછી જમકુબાઈની જેમ ઉદયપુરના રાજકુવરી હાલી નીકળે એને એ થઈ જાય ને મારો થઈ જાય ત્યારે વિષયો છૂટી જાય પછી બીજા ચિંતન છૂટી જાય આ મહિમા સમજાઈ ગયો પછી એને તો એ જ સ્મરણ રહે પોતાનું સ્વામિનારાયણ સ્વામિનારાયણ હજી જ્યાં સુધી બીજાનું સ્મરણ છે ત્યાં સુધી એને આવો મહિમા સમજ્યા નથી એટલે હજી એને પુરુષોત્તમ રૂપ ઇન્દ્રિયો થયા નથી અને જ્યારે છેલ્લી વાત આવો નિશ્ચય થાય છે ત્યારે ભગવાન ક્યાં નથી જો આમાં એક સુસુપ્ત વાત કરી છે પૃથ્વીની દ્રષ્ટિ થાય ત્યારે જ્યાં જોઈએ ત્યાં પૃથ્વી દેખાય જળની દ્રષ્ટિ થાય તો જળ દેખાય એમ પુરુષોત્તમની દ્રષ્ટિ થાય તો જ્યાં જોઈએ ત્યાં પુરુષોત્તમ સિવાય બીજું કંઈ દેખાય નહીં એટલે પહેલી જ વાત કે એને જયારે આવો નિશ્ચય થાય છે ત્યારે એને પ્રત્યક્ષ ભાવ આવી જાય છે ભગવાન ક્યાં નથી હવે એ જયારે મૂર્તિના દર્શન કરે છે ત્યારે કેવળ મૂર્તિ નથી દેખતો સાક્ષાત જુએ છે હવે એની પૂજા બદલી જાય છે ઠાકોરજી પધારે છે અને જેવી રીતે દંડવત કરે થાળ ધરાવે આરતી કરે સ્તુતિ કરે સાક્ષાત મારો નાથ બેઠો છે એવી રીતે દુધાળાના આપણા ભગત મૂળજી ભગત અરે રે આવી ગરમી છે મહારાજને સોસ પીડ્યો છે મૂર્તિની સામે બેઠા માળા કરતા ગામડાના રીભગત છે આપણી પાસે રાજકોટની પાસે ગુંદાસરા એટલે પોતાને એમ થયું કે આવી ગરમીમાં મહારાજને સોસ નહીં પડતો હોય જઈને સરસ મજાનો પાણીનો લોટો ગાળીને ભંડારમાંથી લઈને જ્યાં લઈને આવે ત્યાં મહારાજ હાથમાંથી હાથમાંથી લોટો લઈ લીધો મૂળજી ભગતે દર્શન કર્યા મહારાજે જળ પીધું અને લોટો પાછો પણ પાછા મૂર્તિમાં અદ્રશ્ય થઈ ગયા એને એવો નિશ્ચય થઈ જાય છે ત્યારે એની પૂજા બદલી જાય છે એનું દર્શન બદલી જાય છે એનો પ્રત્યક્ષ ભાવ અને સનાથપણું સતત એને રહ્યા કરે છે કારણ કે ભગવાન ક્યાં નથી એની દ્રષ્ટિમાં પુરુષોત્તમ સિવાય બીજું કંઈ રહેતું નથી એ પછી કાળમાયાના આધીનને પણ આધીન રહેતો નથી એવું મહારાજ પ્રથમના ત્રેસઠમાં કહે છે આવો મહિમા સહિતનો નિશ્ચયનો અતિ મહિમા છે અને થાય છે પણ એવા કે વાત સાંભળ્યા ના થાય તો દીવો જ્યાં જલતો હોય ત્યાં દીવાને અડાડો તો જ થાય એની વાતો કરી દીવો જગે નહીં એવો જેને પરાત્પર પુરુષોત્તરમ નારાયણનો નિશ્ચય હોય એવા સદગુરુ મળે અને એનો પાછો એવો મન કર્મ વચનથી સત્સંગ કરે ત્યારે જ્યારે પુરુષોત્તમ રૂપ ઇન્દ્રિયો થાય ત્યારે એને બધો સંસાર ખરી જાય પુરુષોત્તમ રૂપ થાય અને પરા મહારાજ પર પુરુષોત્તમ નારાયણ જે અક્ષરાધિપતિ છે એના ચરણમાં પહોંચી જાય આવું અદભુત વચરામર ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપને સમજાવતું છે શ્રીહરિ મારા તમારા ઉપર સૌના ઉપર કૃપા કરે કે આપણને આવો નિશ્ચયને મહિમા જીવનમાં પ્રાપ્ત થાય એવી પ્રાર્થના સાથે વિરમું છું સહજાનંદ સ્વામી મહારાજ